अपना असीम जय जयकार हो राधा भगवान असीम जय जयकार दादा भगवान ना असीम जय जयकार જય જયકાર day day જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાન શિવ જય જયકારો દાદા ભગવાન ના શિવ જય જયકારો દાદા ભગવાન ના શિવ જય જયકારો દાદા ભગવાન ના શિવ જય જયકારો દાદા ભગવાન ના શિવ જય જયકારો દાદા ભગવાન ના શિવ જય જયકારો દાદા ભગવાન ના શિવ જય જયકારો દાદા ભગવાન ના શિવ જય જયકારો દાદા ભગવાન શિવ જય જયકાર હો દાદા ભગવાન ના અસિંહ જય જયકાર હો તો પુત્રો દાદાએ આ કુદરતના કરિશ્મા જેવા બગીચામાં ના સાહેબ તમે ખૂબ ખીલો હસતા ખીલતા ખૂબ ખીલો હમ અને બધાને ખીલવો સર્વે આપતો પુત્રો શાહ સાહેબ ખરું કે નહીં બધા મહાત્માઓ શું કે છે લો હવે આપણે થોડો સત્સંગ લઈશું આ અનુભવ જ્ઞાનસૂત્રોની શ્રેણી સત્યાવીસ કે અઠ્યાવીસ અઠ્યાવીસની તૈયાર થઈ રહી છે શાહ સાહેબ તે અમે તો જોઈ લીધી છે એટલે હવે દીપક આનંદજી જે રીતે થાય છે બધું થઈને તમારી પાસે આવશે તો એમાંથી હમણાં આવતા અમીન સાહેબનો ફોન આવ્યો અમે આવ્યા જ છે સુરેશભાઈ આવી ગયા ઓ કોણ કોણ આવ્યું બીજું અમેરિકાથી તબિયત કેવી તબિયત અચ્છા ભટ્ટ બુકુલ ભટ્ટ એ નથી આવ્યા વકીલ પણ હવે આવશે સારું સારું એટલે અહીં આવતા પહેલા જ અમીન સાહેબનો ફોન આવ્યો ફોન ઉપર અવાજ તો રણકાર આવવાનો હતો પણ તબિયત સારી થઈ રહી છે એ તો હવે તો એવી જ હાલત છે પરંતુ માથું બહુ સરસ કામ કરે છે એમનું બહુ સુંદર કહેવાય આ યોગશાસ્ત્રનો બહુ મોટો નિયમ છે આટલું કામ કરે એ શરીર સરસ કામ કરે મન પણ બહુ સ્વસ્થ અને સ્વાસ્થ્યપૂર્ણ એવું સુંદર રહે આ કર્મના અનુસરતું યોગશાસ્ત્ર છે તેમાં પણ આ નિયમ છે પાતંજલ મુલીનું આખો યોગ છે તેમાં પણ આ છે ચિત્ત નિરોધ યોગ આ બધામાં એટલા ખુશ તો એમની પાસે આ પહોંચી ગયા છે બધા અઠ્યાવીસમી જોયું છે તો કહે છે આને જ હું જોયા કરું છું તો કહે છે કે આપ આપ જાઓ છો તો આ સત્સંગમાં જરા લેજો અગિયારમાં પાના પર એક નંબરનું છે એવું મને કહ્યું હતું તે લઈએ આપણે લઈશું કે હું બોલું છું પછી બોલજો બધા ભૌતિક વિજ્ઞાન રિલેટિવ છે ભૌતિક વિજ્ઞાન રિલેટિવ છે ભૌતિક વિજ્ઞાન રિલેટિવ છે ભૌતિક વિજ્ઞાન રિલેટિવ છે જ્યારે જયારે અક્રમ વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન આંતર વિજ્ઞાન અંતર વિજ્ઞાન રિયલ નહીં રિયલ નહીં પણ પણ ના કેન્દ્ર સાથે રિયલ ના કેન્દ્ર સાથે સજીવ તથા નિર્જીવ નું સજીવ તથા નિર્જીવ રિલેટિવ આખું વિજ્ઞાન છે આખું વિજ્ઞાન છે એટલે કે એટલે કે કુદરતના કાયદાની અદભુત સમજ કુદરતના કાયદાની અદભુત સમજ આપણને આપે આપણને આપે અને રિલેટિવ વિષયની પૂર્ણ સમજ આપનારું વિજ્ઞાન છે અને રિલેટિવ વિષયની પૂર્ણ સમજ આપનારું વિજ્ઞાન છે કારણ કે કારણ કે એ રિયલ કેન્દ્રવર્તી છે એ રિયલ કેન્દ્રવર્તી છે આખો ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેમિનાર કર્યો ને આટલા મુદ્દો આવી ગયો સાહેબ આ ચાર લાઇનમાં આપ સમજી ગયા છો બીજા બે પુત્ર સાહેબ હતા પણ એ હાજર નથી બધું ત્યાં તૈયારીમાં પડ્યા છે બધું કેમ આવી રહ્યા છે આવી રહ્યા છે આવી ગયા છે ના આવી રહ્યા છે આવ્યો છે આવવાના છે બહુ સુંદર હલો સાહેબ સાહેબ બરોબર છે બરાબર છે આપ તો બધા મહાત્માઓ શું કહે છે સુરેશજી હવે સરીબેન તો બોલતા જ નથી ઘરું બેસી નથી ગયું ને <laughs> એવું એવું છે કે નિર્જીવ વિશ્વનું વિજ્ઞાન એ ભૌતિક વિજ્ઞાન કહેવાય છે અને ભૌતિક વિજ્ઞાનમાં આજે આ વિજ્ઞાનના યુગમાં જે એ ભૌતિક વિજ્ઞાનમાં પ્રગતિ કરી છે ભૌતિક વિજ્ઞાનની ગ્રોસનેસની સૂક્ષ્મતામાં પ્રગતિ કરી છે એમને ગ્રોસનેસ એટલે કે શું કે સ્થૂળ એ હું સાથે કહું છું કે આખું ભૌતિક વિજ્ઞાન ભલે સૂક્ષ્મમાં સૂક્ષ્મથી સૂક્ષ્મમાં જાય છે છતાં પણ એ સ્થૂળના સૂક્ષ્મમાં જાય છે સ્થૂળના સૂક્ષ્મમાં જાય છે એટલે સ્થૂળ સૂક્ષ્મ વિજ્ઞાન છે શા અને ભારતમાં આપણા ઋષિમુનિઓ સાધુઓ સંન્યાસીઓ અને એ માર્ગદર્શન આપતા અને માર્ગદર્શન પામતા સંસારીઓ માટે બધા માટે એ સૂક્ષ્મ સ્થૂળ સ્વરૂપે આપણે અહીંયા છે શું કહ્યું સાહેબ સૂક્ષ્મ સ્થૂળ સ્વરૂપે એટલે ત્યાગીને ભોગવો એમ કે શું કે ત્યાગી અને ભોગવો એટલે એમાં વિજ્ઞાન રહેલું છે આ વાક્યમાં આપને શું લાગે છે જયારે પશ્ચિમ જગતમાં અને ભારત સિવાય અન્ય જગતમાં બધી એટલે પશ્ચિમમાં ખાસ કરીને ત્યાં આ વિજ્ઞાન સ્થૂલ સૂક્ષ્મ તરીકે કામ કરે છે શું કહ્યું બધા ગ્રીકના ફિલોસોફરો અને તે પ્રમાણે યુરોપના અમેરિકાના જર્મનીના બધા જ ફિલોસોફરો ફિલોસોફરના લેવલે કામ કરે છે અને વિજ્ઞાનીઓ વિજ્ઞાનના લેવલ સ્તર પર કામ કરે છે સાહેબ અને વિજ્ઞાનના સ્તર પર કામ કરતા વિજ્ઞાનીઓ તો આપણે જાણીએ છીએ કે એવર એમનો આગળ પ્રગતિનો જ માર્ગ છે હજુ જઈએ જઈએ જઈએ ખોરીએ ખોરીએ ખોરીએ નવા નવા તત્વો શોધીએ આ વાત છે જ્યારે આપણે અહીંયા આગળ સજીવ અને નિર્જીવ બંનેનું ભેગું વિજ્ઞાન છે એટલે ભૌતિક વિજ્ઞાન રિલેટિવ છે જ્યારે અક્રમ વિજ્ઞાન અંતર્વિજ્ઞાન રિયલ નહીં પરંતુ રિયલના કેન્દ્ર સાથે સજીવ અને નિર્જીવના રિલેટિવનું આખું વિજ્ઞાન છે આ બે રિલેટિવમાં ફરક પડ્યો સમજ્યા એટલે કે કુદરતના કાયદાની અદભુત સમજ આપણને આપે અને ભૌતિક વિજ્ઞાનમાં આ જ કામ બહુ બહુ માથાકોટું કરે છે કુદરતને સમજવા માટે સુરેશભાઈ શું કે છે હા બહુ પુષ્કર ફિલોસોફરો આ જ કર્યું છે આપણા ભારતના દર્શનકારોએ આ જ કર્યું છે એક એક તત્વ પર કેટલું બધું એમને રચનાઓને ઉપનિષદ ક્રિયા છે બધા અને રિલેટિવ વિશેની પૂર્ણ સમજ આપનારું છે કુદરતના કાયદાની અદભુત સમજ આપણને આપે એટલે કે આપણું આ જીવન શું છે આપણે કોણ છે શું છે બધું આપણને સમજ પડે માણસને એટલે અંદરથી સમજ પડતા સુખી થાય સમજ જ ના પડે શું કરે માણસ અથડાયા કરે પછી અંધારામાં એટલે રિલેટિવ રિલેટિવિશનની પૂર્ણ સમજ આપે છે અને કુદરતી કાયદાની સમજ આપે છે આ બધા વિજ્ઞાન આપણું કારણ કે એ રિયલ કેન્દ્રવર્તી છે શું કહ્યું આ વાત છે સાહેબ બરોબર છે એટલે કે રિયલ કેન્દ્રવર્તી અને રિલેટિવ વ્યવહાર જે કુદરતના કાયદાઓ અને માનવ જીવનની સારી રિલેટિવ જીવન અને જિંદગી વિશેનું સુપૂર્ણ સમય આપે છે એને કમલેશાનંદજી શું કહે છે શું લાગે છે આપણને કઈ વિચાર થાય છે ચલાવીએ આપણે બોલો ને હા જરૂર જરૂર ઉપર આવ્યું કે રિયલ નથી તેવો રિયલ નથી એવું નીચે આવ્યું કે રિયલ કેન્દ્રવર્તી ના રિયલ નથી એવું નથી રિયલ નહીં અક્રમ વિજ્ઞાન અંતર વિજ્ઞાન રિયલ નહીં પણ પણ છે રિયલના કેન્દ્ર સાથે સજીવ અને નિર્જીવ રિલેટીવનું આખું વિજ્ઞાન છે એટલે પૂરું વાક્ય છે સમજાયું હા હા રિયલ વિચાર કયું કહેવાય રિયલ વિચાર કોને કહેવાય એ આગળ આવ્યું ને સાંભળજો જરાક એટલે કે કુદરતના કાયદાની અદભુત સમજ આપણને આપે કુદરતના કાયદાની એટલે કુદરતના કાયદાની એટલે આ પાંચ તત્વોની શું કહ્યું પાંચ મૂળ તત્વો છે ને આત્મા સિવાયના એની પણ કુદરતમાં તો હજુ તો આપણું અક્રમ વિજ્ઞાન બધું બહાર પડશે શાહ સાહેબ કાઢશે તારે થશે અને આપણે શૈલેષ અને આપતા પુત્રો થઈને બધા એના માટે આ રિસર્ચ સેન્ટર બધા છે બધા શાહ સાહેબ બરોબર છે કે નહીં હવે તમારે ખાલી બેસી જ લેવાનું હોય આ જ કામ કર્યા કરવાનું હમ જયંતિભાઈ ચાલશે તમે બીજું સંભાળી લેશો બધું બધા યંગ આવે સંભાળો બધા સાહેબ તમારે આપતા પુત્રો આવતા કેટલા મૂકું પચીસ કે ત્રીસ વર્ષ મૂકું કંઈક તો મૂકવું પડે ને બોલો ને જલ્દી મહાત્મા તો વધારે માગશે પણ હું કહું તે પ્રમાણે બોલાડો મહેશાનંદજી પચીસ મૂકું કે ત્રીસ મૂકું પચીસ પચીસ કહેશે પચીસ એટલે કે એક પેઢી બરોબર છે સાહેબ હે સરીબેન ચાલશે એક પેઢીની જવાબદારી તમારી શું કહ્યું સારી જવાબદારી નિશ્ચયાત્મક વ્યવહારની બોલો ને મંજૂર છે કે નથી અવાજ નથી આવતો એક બે બોલે છે બોલે ને હાથે બોલો ને જો હજી તેમ જરા છે તમને મંજૂર છે હમણાં કમલેશાનંદજી હશે નથી અને શાહ સાહેબ સકલ સંઘ અહીંયા ભારતમાં અને અમેરિકા બધા જ અને આખું નીચેના માળખા સાથે પૂરેપૂરું એ વ્યવહારાત્મક નિશ્ચયના તમે અધિકારી છો બધા જિંદગીમાં સમજ્યા વ્યવહારાત્મક નિશ્ચય એટલે વ્યવહાર બધા સંભાળનારા કે જેથી નિશ્ચય સારો સર્વે સચવી રહે એટલે આ બે પગ બંનેના بارہر کام کرے پاس ایک ساتھ بی پولی نئی ایکل تو کام نہیں کری سکے کملشن جی بھولتا برابر چل سکے اسکول نو سہار جو મેં સાચું કે છે એમ આપણી છે ચલો તમને સમજાયું ભાઈ હા મહાત્માઓ તો મૂળના પીછા હોય તો જ મૂળ શોભે એ પીછા પીછા વગર તમે હું કે કોઈ આપણે શોભી નહીં શકીએ એટલે કિંમત એમની વધારે છે સમજ્યું એ કશું માગતા જ નથી તમારી પાસે પૂરતું તમારો અંદર આદર કરે વિનય કરે પરમ વિનય કરે એવું એમની ભાવનાઓ છે બધાની શું અને તમારે પોષવાની એ તમારું જવાબદારી માતૃ પ્રેમ અને પિતૃ પ્રેમથી સાહેબ એવું નહીં હે એક એક જણ એક એક લઈને મંડી પડો દાદાએ કહ્યું હતું કે મને એક જ આપતો પુત્ર આખું બ્રહ્માંડ હલાવ્યો છે ને આ કેમ આમ થાય છે કે એક એક લઈને મંડી પડો આવે કંતિ આનંદજી હું બોલતા નથી હું ભ્રમરેલ નહીં હા પિતૃ પ્રેમ કેવો હોય દાદાજી અત્યારે બતાવ્યું ને એમને બધા સંભળાયું બોલીએ પિતૃ પ્રેમ કેવો હોય દાદાજી પિતૃ પ્રેમ કેવળ સત સ્વરૂપ હોય કેવળ સત સ્વરૂપ અહીંથી પ્રકાશ છે અહીંથી પ્રકાશ છે હમ કપાળ આજ્ઞા ચક્રથી બરાબર પછી માતૃપ્રેમ માતૃપ્રેમ તમારું જે મન વાણીને કાયા છે જીવતું એ જીવતી મૂર્તિ સ્વરૂપનું થઈ જવું જોઈએ જીવતી મૂર્તિ સ્વરૂપ પ્રેમમય પ્રેમમય વાત્સલ્યમય વાત્સલ્યમય મંજૂર છે બોલતા નથી હા બિલકુલ મંજૂર તમે બોલતા જ ને કાંતિ મહેશ ના બોલ્યા આવું કોને મંજૂર ના હોય બધાને મંજૂર હોય શું કે ચોક્કસ રાઈટ છે રાઈટ છે બિલકુલ સાચું શાહ સાહેબ ખરું કે નહીં અને સંઘનો સંઘના વ્યવસ્થા તંત્ર તરફથી તમને એક સો ટકા પૂરો સહકાર છે ભારત શું કે વિદેશ શું બધેથી સહકાર છે ભાઈ શું કહો છો સંઘ તમે શાહ સાહેબ હે પૂરો સહકાર છે જયંતિભાઈ શું કે છે હે બરોબર ને નિવેશાનંદજી શું કે છે તમારે ગમે ત્યાં હોય તો બધી ખબર રાખવી જ પડે એટલે અમીન સાહેબ ખુશ થઈ ગયા હતા તમે જોજો કે છે સત્સંગ કરજો એનું એટલે અત્યારે અઠ્યાવીસનું ચાલે છે ને એનામાંથી જ્યાં ને પછી આપણે લઈએ એ સિવાય બીજા આવ્યા છીએ આપણે લઈ લઈએ ચાલો अरुण तो अपना अरुण बड़- बड़ौदा वाला कहाँ गया વાહ વાહ ગઈકાલ રાતના આવ્યા છે એમ વેરી ગુડ બહુ સરસ સરસ સરસ થઈ ગયું નીચે મુજબના સવાલો વિશે વધારે પ્રકાશ પારસોજી પરમ પૂજ્ય દાદાજી જે એસ જે એસ એટલે હવે સમજી ગયા છે બધા હા વોટ ઇઝ Osmosis process in as it is formed, osmosis process in as it is formed is the live human body and experimental lab of the live human body. You understand? Lifelong experimental lab, laboratory. Lifelong day in, day out, like human body is verily, human body is the osmosis process in as it varies form. You understand? કે નહીં થોડું વધારે સમજાવું એટલે આઈ અરુણ એ આખો ઓસ્મોસિસ પ્રોસેસ છે આખો આઈ અરુણ પણ by relative viewpoint, I Arun by relative viewpoint, I Arun આજ્ઞા એ છું એ ઓસ્મોસિસ પ્રોસેસના એક્સપેરિમેન્ટલ લાઈફ પ્રયોગમાં એક્સપેરિમેન્ટમાં તું પ્રયોગી છે એક્સપેરિમેન્ટર છે શું કહ્યું હમ એક્સપેરિમેન્ટર અને એક્સપેરિમેન્ટ હંમેશા સ્પષ્ટ નોખા જ હોય તને શું લાગે છે ઓફિસમાં તું કામ કરું અને ઓફિસમાં જે કામ થાય છે એ બે નોખા જ હોય છે કે નહીં હા દાદાજી સદંતર નોખા જ હોય છે પણ આપણને એમ લાગે છે કામનું એકાકાર છે એવું લાગે છે નહીં એવું થઈ જાય છે ના ના એ તો ઉપયોગ જાય છે તેમાં શું જાય છે ઉપયોગ જાય છે શાનો ઉપયોગ તક શુદ્ધાત્માના જ્ઞાન ને દર્શન પ્રકાશનો શુદ્ધાત્માના જ્ઞાન અને દર્શન હા બે કામ કરે ત્યાં આગળ સમજાયું બરાબર છે દાદા હા જ્ઞાન પ્રકાશ કોન્સન્ટ્રેશન કરવામાં કામ આપે ઉપયોગ દર્શન પ્રકાશ સામાન્ય રીતે એટલે ઝટપટ ઉકલે જાય તો જે કામ હોય ફાઇલ ફાઇલ બધી ના સમજાયું હા દાદાજી એટલે આ ઓસ્મોસિસ પ્રયોગ કેવો છે કે બહારથી અંદરમાં કેન્દ્રવર્તી કેવો બોલ બહારથી અંદરમાં કેન્દ્રવર્તી છે અને જ્યારે આય અરુણ એવું રહેતું હોય ત્યારે અંદરથી થોડું બહાર નીકળવાનું ફરવા ફરવા નીકળવાની જાય શું કહ્યું અંદરથી બહાર નીકળવાનું આ બહુ થાક્યો ચલો ફરી આવીએ કે ફરી આવે થોડોક અને પછી ખબર પડે કે આ ક્યાં ગયા આપણે આપણો રસ્તો નંદનનો છે તો અંદર પાછો આવી જાય એવું છે સાહેબ એટલે પ્રતિક્રમણ કરી લે બરાબર આને ઓસ્મોસિસ પ્રોસેસ કહ્યું પણ વિજ્ઞાનમાં ઓસ્મોસિસ પ્રોસેસ બહુ જુદો છે પરંતુ મનુષ્ય દેહ માત્ર એક લાઈવ એક્સપેરિમેન્ટ છે લાઈફ લોંગનો એમાં એ આઈડિયલ એક્ઝામ્પલ છે ઓસ્મોસિસ પ્રોસેસનો જેવી રીતે કેમેસ્ટ્રીમાં ઓસ્મોસિસનું આખું છે ને એ રીતે સમજાયું કેમેસ્ટ્રીમાં તમે જાણો છો એને કઈ વિગત કહેવાની જરૂર નથી મારે બરાબર ઓસ્મોસિસ પ્રસરણ શું થાય બે વસ્તુ હોય ખ્યાલ આવે છે ઇવેન્ટ ટેક એવું હા ઓસ્મોસિસ બરાબર આ બ્રીથ અંદર જાય છે બહાર નીકળે છે આ બધું ઓસ્મો આ બધું એવું છે સમજો ને હા એટલે ઓસ્મોસિસ આવી રીતે એઝ ઇટ ઇઝ આ હ્યુમન એક્ઝામ પછી હું તમને કહું છું એટલે એઝ ઇટ તો જ સમજાય નહીં તો નહીં સમજાય સર સાહેબ શું લાગે છે આપને હે કોઈ કેમેસ્ટ્રીવાળા છે કે કોઈ તમને શું લાગે સાહેબ હે સુરેશ સુરેશભાઈ શું કહે છે આપો નવીન આનંદ પૂછે છે ઓસ્મોસિસનું ગુજરાતી શું <laughs> એ તો મારે ગુજરાતી યુનિવર્સિટી જવું પડશે ગુજરાતી શબ્દ ઓસ્મોસિસ એટલે શું કે શોષણ થવું અને એવી રીતે છે એનું સમજાય ઓસ્મોસિસ તું ગુજરાતી સમજાય ને અરુણ દાદાજી હું પણ એટલે ઇંગ્લિશમાં જ ભણ્યો છું ત્યારે હાઈ કોન્સન્ટ્રેશનથી લો કોન્સન્ટ્રેશન તરફ કેને કે જોરથી જોરથી બોલ when energy or mass flows from high concentration to low concentration પાણી નદીનું પાણી વેન ઉપરથી નીચે જાય છે ને એવું એવું કે છે એનર્જી એનર્જી ફ્લો છે એનર્જી ફ્લો એટલે ઉપરથી રીતે હાઈથી લો થાય એ રીતે એ સાયન્સનું છે આખું ભૌતિક વિજ્ઞાન હમ કેમેસ્ટ્રીનું છે બોલવાનું રાખજો ઓ મિનલબેન છે અરે અરે દેખાયા નહીં મને અરે માફ કરજો હા ચાલ બોલ દાદાજી આપણે એમ કહીએ છીએ કે અથવા સમજીએ છીએ અને અનુભવમાં પણ આવે છે કે જગત એક સ્પંદન સ્વરૂપ છે સ્પંદન સ્વરૂપ તો દાદાજી આપણા રિલેટિવ એક્ઝિસ્ટન્સમાં એવરી મોમેન્ટ એક વાઇબ્રેશન છૂટ્યા કરતા હોય છે તો એ Dadaji it's part of osmosis process એ જ કહ્યું ને અને that is travelling toward where Dadaji તો અત્યારે આપણે મહાત્માઓ માટે આ ઇનવર્ડ આખો પ્રોસેસ છે અને રિલેટિવ વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાનમાં કેમેસ્ટ્રીમાં છે ને એનર્જી ખરું પણ એનર્જી કેવી કે બહાર એનર્જી ફ્લો આઉટ એનર્જીનું એ બહારનું ભાગ છે એટલે કે ઓરિજિનલ એનર્જી નથી એ ફ્લો આઉટ થાય છે ઓરિજિનલ એનર્જી નથી અને મહાત્માઓ માટે આવા ઓરિજિનલી અંદર સેન્ટરમાં જાય છે એટલે સેન્ટર કેન્દ્રવર્તી એટલા માટે કહીએ એટલા માટે અને પેલું સેન્ટ્રીપિટલ છે સેન્ટ્રીપિટલ સમજાય ને સેન્ટ્રીપિટલ એટલે આમથી બહાર જાય રાઈટ દાદાજી સમજાય છે સમજાય દાદાજી પછી Dadaji existence of human body at the same time is both is living out જે કહીએ છીએ એટલે સ્પંદનો જે દૂર રાખો થોડુંક થોડુંક સ્પંદનો જે દાદાજી રિલેટિવ સેલ્ફના જે લીવ આઉટ થઈ રહ્યા છે એ એની સાથે સાથે કેન્દ્રવર્તી એ બંને દાદાજી સાયમલ્ટેનિયસ ઓસ્મોસિસ જ કહેવાય ને એ તો કુદરતી બન્યા જ કરે છે એ તો જે આગળ ઓસ્મોસિસ પ્રોસેસમાં આઈને માહિતી થઈ ગયેલું તૈયાર તે આખું નીકળતું જાય છે બીજું કશું એમાં હવે આપણે પોતે અંદર છીએ તે એ આપણે બહારથી અંદર હવે અંદરનું વિજ્ઞાન છે એટલે અંદર કેન્દ્ર તરફ જઈએ છીએ હવે મન માણીને કાયારૂપી ભૂગોળમાંથી સમજાયું સમજાયું દાદાજી આ જ્યોગ્રાફી ભૂગોળ આ બધા સાયન્સીસ છે એ બધા લાઈવ એન્ટિટી પર બેસ થયેલા છે અરુણ તે અન્ડરસ્ટેન્ડ કરે તું ના દાદાજી નહીં દાદાજી શું નહીં નહીં નથી નથી લાઈવ એન્ટિટી ઉપરથી આ બધા સાયન્સ છે લાઈવ એન્ટિટી ના હોય તો બોલ ને ના દાદાજી નથી સમજાતું હજી લાઈવ એન્ટિટી લાઈવ એટલે શરીર ઓકે ના સમજ્યું તો હોય શકે કશું ના ના ના હોય શકે આટલી સમજી લેજે બરાબર દાદાજી પરંતુ આજનું વિજ્ઞાન ત્યાં બહુ પથામણ કરી રહ્યું છે આજે એટલું તો સમજમાં એમને આવી ગયું છે કે નહીં આપણે આ ભૌતિક વિજ્ઞાન અને મેટર પર ગયા છીએ એની જગ્યાએ છે કશું કંઈક છે તત્વ એટલું આવ્યા છે પણ શોધી નથી શકતા સાહેબ શોધવા બહુ મથે છે એવું છે માથા ખૂબ બહુ ચાલ્યા કરે દાદાજી આઈ થિંક લોકો એને ડાર્ક મેટર કહે છે ડાર્ક મેટર એ બધું જ વિજ્ઞાનીઓની બધું એ સમજાયું ડાર્ક મેટર બીજું કશું જ નથી પરંતુ અલોક ભાગ છે અલોક શું કહ્યું અલોક ભાગ છે અલોક અલોક ભાગ લોક અને અલોક બે ભાગ છે સમજાય છે હા દાદાજી એ અલોક ભાગને આવું એમાં એમાં નથી પહોંચતા એટલે પછી આવું કઈ નથી જાય ખ્યાલ આવે છે બીજો તારો પ્રશ્ન છે પ્રકૃતિ પ્રસવધર્મી છે એટલે આ ઓસ્મોસિસ ત્યાં કામ કર્યું એ ઓસ્મોસિસ આઈ અરુણ તો એ કામ એવી રીતે કરે પ્રસવધર્મી એટલે પોતે પોતાથી કન્સીવ થાય શું કહ્યું પોતે પોતાથી કન્સીવ થાય ઇન ધી કોઝલ સ્ટેટ કેવી રીતે ઇન ધી કોઝલ સ્ટેટ હા હવે કોઝલ સ્ટેટમાં કન્સ્યુ થયો ના હોય તો ઇફેક્ટ સ્ટેજમાં એ બોર્ન થઈ શકે નહીં બરાબર છે દાદાજી અને ઇફેક્ટ સ્ટેજમાં તને તારા ઇન્ટરકનેક્ટિવિટી વાળા પેરેન્ટ્સ મળ્યા ના હોય અને તું બોર્ન થયો ના હોવ બરાબર છે દાદાજી અને ઇન્ટરકનેક્ટિવિટી વાળા પેરેન્ટ મળ્યા એમાં તમે બોર્ન થયા એટલે તમને ચાન્સ મળ્યો કે આ ઇન્ટરકનેક્ટિવિટીનું આખું લાયાબિલિટી છે એ હવે પે આઉટ કરી નાખવાની આપણે એટલી મારી જવાબદારી ના સમજાય નહીં સમજાય છે એટલા માટે છીએ અને સાથે સાથે મારી જોડે આવશે એને મારે સંભાળવાની જવાબદારી હા દાદાજી નહીં કે બરોબર નહીં બરોબર બસ બધું પછી બધું જ હોય તે થોડું પણ બહુ નાનું છે એટલે દાદા ભગવાને કહ્યું કે ઘરને જીતી લો શું કહ્યું બસ તો આખું જગત જીતાઈ ગયું દાદા એ થોડું છે પણ કોન્સન્ટ્રેશન બહુ હાઈ છે આવી જશે આવી જશે નક્કી છે કે નહીં તારું નક્કી છે દાદાજી કેટલા પર્સન્ટ હંડ્રેડ પર્સન્ટ બસ તો આપતો પુત્ર આશીર્વાદ માગજે થઈ જશે હા હવે આ પુલિનાની ઝડપી છે અહીંયાનું ડોક્ટર સાહેબ તો છે જ બીજા બધા આપતો પુત્ર બહાર ફરે છે બધે એટલા માટે કહ્યું હોય એટલે પાછા તો આરા પરથી જાય જ બધા આવી રીતે હવે આવી ગયા છે ને વડોદરા પાછા ચાલે કે નહીં દાદાજી દાદાજી કોઝલ બોડીનું ફોર્મેશન મિનલ ના બોડીમાં લીવ થતા થતા મિનલ નામની જે ડિઝાઇન છે એમાં રહેતા રહેતા જે કોઝલ બોડીનું ફોર્મેશન આ મોમેન્ટે થઈ રહ્યું છે એ દાદાજી રૂપકમાં આવતા આપણે અન્ડરસ્ટેન્ડિંગમાં એમ કહીએ છીએ કે મહાવિદ્ય ક્ષેત્રમાં આપણે જન્મ લેવો છે તો એ આપણી ડાયરેક્શન નક્કી થઈને દાદાજી એટલે booking we are we are buying a ticket toward મહાવિદ્ય ક્ષેત્ર તમે કેન્દ્રવર્તી છો એટલે you are already directed now already direct so close to the કેન્દ્ર બહુ જ એટલા બધા ક્લોઝ છો તમે હા કેટલા બધા ક્લોઝ છો છતાં એ સમજી નહીં શકો એની વચ્ચે અંતર તો છે જ એ સારું એવું અંતર છે એવું નથી એમ નહીં કારણ કે મારી તે ક્ષેત્રમાં જવાનું એટલે અંતર વગર તો હોય નહીં ડિસ્ટન્સ વગર સમજાય છે એ અંતર કેટલું તો કે આ ગુણસ્થાન વ્યવહારના આપણા શ્રેણી ચડતી જાય તેટલું અંતર ગુણસ્થાન વ્યવહારની શ્રેણી ચડતી જાય તેટલું હા અત્યારે તમે ચોઈયાર પારો છો ના દાદાજી એટલે ક્રિયામાં આ બધી વિગય કંદમૂળ આ બધું નથી ખાતા ને ખાવ છો ને દાદાજી કાકા શું કરે સર ચોથા ગુણસ્થાનમાં છો તમે હા શું કહ્યું ચોથા ગુણસ્થાનમાં છે અને અવિરત કે છે અવિરત હા ચાલ્યા કરે છે એટલે ને બધા ગુસ્સો વાગી ગયેલા છે બધા મન વચન કાયાના સમજાયું શું વાગી ગયા છે ડાકાઓ હા હા હા કુવામાં પાણી આવે ને આવી ગયા છે છતાં એ ભૂચમાંથી પણ સાહેબ બધું પાણી પર જમી જાય પાછું ભૂચમાંથી પણ પાણી પાણી તો જમે પછી એટલે એટલે પાંચમા પાંચમી શ્રેણી ચડવા માટે એ બધા આ થઈ જવા જોઈએ જયંતિ કાકા સમજાવે એવી રીતે કરો તો ને તો દીપિકા દારિકા આંટી એવું કરું <laughs> પપ્પા જે કર્યું હતું ને બધું બધું નહોતું સંભાળતા ઠારેલું પાણી વિગયની યાદ હું દાદાજી કઈ બોલવા નથી માંગતી જીવન કેમ બોલે છે એ બાબતમાં હું કઈ બોલવા નથી માંગતી દાદાજી અભિપ્રાય આપણને શું કામ હોય ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો અભિપ્રાય જ કેમ કરીને હોય શકે એટલે શું બોલું દાદાજી એમ એમ નહીં એટલે હારી બરાબર છે દાદાજી આટલું પતી ગયું એટલે ટૂંકમાં વાત પતી જાય પ્રકૃતિ પ્રસવધર્મી છે આવી રીતે અનુભવ પરંતુ વ્યવહારથી આપણે કહેવું જ પડે કે મા બાપે જન્મ આપ્યો છે એટલે આ બાબતના ઋણી છીએ આપણે સમજાયું તને બરાબર છે અને આ છે નિશ્ચયની વાત એટલે કે એઝ ઇટ ઇઝ હકીકતની વાત એટલે ઓસ્મોસિસમાં એઝ ઇટ ઇઝ પૂછ્યું ને એનો આ પ્રશ્ન જવાબ છે એ સાથે છે ત્રીજું નિયતિ એટલે શું નિયતિ એટલે આપણે નિયમમાં પ્રવેશી ગયેલા એ બધા જેવી રીતે પ્રવેશેલા હતા એવી રીતે નિયમથી નીકળી જવાનું એને નિયતિ કહેવાય સાહેબ બરોબર છે સમજાવ આપણે આય અરુણ એટલે પાસ્ટમાં અરુણ હતા પણ જે આય હતા એ માય સાથેવાળા હતા એમાં આપણે અરુણ એટલે કે પોતે મેટર બોડી લાઈવ બોડી એટલે કે પોતે આય માય મારું માય બોડી પછી એ એને જે પોતે ક્ષેત્ર પ્રમાણથી છે એ ક્ષેત્ર પ્રમાણથી અંતરથી બહારથી બધી જ રીતે કે આઈ માઈ વાળું પ્રસરી ગયું તે કાળ એટલે પોતે પોતાના નિયમે કરીને પોતે નિયમિત થયેલો એ પોતે કાળ એટલે અને ભાવ એટલે પોતે આઈ માઈને જેટલું આપણું ઇન્ટેન્શન હતું એ ઇન્ટેન્શન પ્રમાણે ભરાઈ પડ્યો હતી એ પછી આ ચારે રીતે એને શરીર બર્થ લઈ અને ચારે રીતે પાછું નીકળવું પડે જે ચાર રીતે ભરાઈ પડ્યો હતો ચાર રીતે નીકળવું પડે અને એના માટે એક ભવ થાય પાછો એ પાંચમું કારણ નહીં સમજ્યું ભવ એટલે લાઈફ બોર્નિંગ દાદાજી તો ઇન્ટેન્શન હતું એટલે શું એના પર ફોકસ કરીએ પણ દાદાજી રૂચિ રૂચિ રૂચિ રૂચિ તો દાદાજી મિનલના લીવ આઉટ થતા બોડીમાં એક્સપિરિયન્શિયલી રૂચિ ક્યારેક ક્યારેક ક્યાંક ક્યાંક અનુભવાઈ હોય અને પાછા સમજણથી એમાંથી પાછા આપણે તો બેન ટૂંકમાં એક જ વાત છે કે આ જે કંઈ બને છે બધું રિલેટિવ ઓકે બનતું માત્ર રિલેટિવ જે બનતું હોય એને કરી શકાય ખરું મને કહેતું ના દાદાજી કરવું કહેતું ના દાદાજી ના કરી જે હેપન થતું હોય એને ડુઈંગ એવું કરી શકો તમે ના દાદાજી વોટ ઇઝ હેપનિંગ એને આઈ એમ ડુઈંગ એવું કહી શકો તમે ના દાદાજી સી ઇટ્સ અ કોન્ટ્રોડિક્શન સમીબેન સાચી વાત કે નહીં હે સમજી ગયું એટલે સીધી વાત છે આજ્ઞામાં તો એટલો મોટો સાર મૂક્યો છે કે આ જીવન અને આ જીવનના પ્રયોગમાં લાઈફના પ્રયોગમાં એ આખું એનું તત્વ ખેંચી લેવા જેવું છે સમજાય છે બહુ મોટું છે એ અઘરું કશું નથી આપણે નક્કી ભાવ કે બસ ગમે તે કમ વોટ મે અરુણ શું થઈ જવાનું હતું તું આટલો નિયતિથી આવ્યો છું કે નિયતિ પ્રમાણે જ છું ને તું ક્યાં જવાનો છું તું તું લાખ ચાહીશ કે મારો અત્યારે અરે મારે નથી કહું અમારે મારો શ્વાસ બંધ પડી જાય પણ પડેવો છે કોઈના આજની વાત રહી લાખ કરે કે કેમ મારા હાથની વાત નહીં લો હમણાં હું સુસાઇડ કરી નાખું એટલે કરે જતા સમજો તું હા દાદાજી ખ્યાલ સમજાય છે ને એટલે નિયતિ હાથમાં આવેલું એ સુસાઇડ કેવું શું થાય છે એમાં મોટા મોટી દખલ થઈ જાય છે કુદરતમાં બહુ ભયંકર દખલ થાય છે એટલે પોતે જ પોતાના માટે એટલું મોટું જબરજસ્ત બ્લોક નાખી દે છે એને પસાર કરવો સહેલો નથી મોટો ભાખરા ડેમ જેવો થઈ જાય <laughs> સમજાય છે દાદાજી એમાં એ વ્યવસ્થિતના આધીન કહેવાય એવું નથી એવું નથી એ પેલું મેં કહ્યું ને આઈ માય એ પાવરફુલ છે નહીં સમજાયું ના આઈ માય આઈ માય સાથેનું પાવરફુલ છે અત્યારે તમે આઈ માયથી નીકળી ગયા છો હવે તમારું ડિસ્ચાર્જ આઈ રહ્યું અને ડિસ્ચાર્જ આઈ કેવું રહ્યું કે પકડો વાળું રહ્યું કેવું ગ્રીપ્સ વાળું ગ્રીપ્સ વાળું એટલે ગ્રીપ્સને કારણે એ ડિસ્ચાર્જ આવી જરા એમાં થાય એટલે આપણને ડિફિકલ્ટ લાગે જરાક નહીં સમજાયું પકડને શું કે છે પોતા પણ મારા પણ ખ્યાલ આવ્યો હા એટલે ડિસ્ચાર્જ ભાઈ ડિસ્ચાર્જ ભાગ પાછો એ સમજાયું ને એટલે એ નીકળી ગયા હવે નવું ચાર્જ નથી થતું અને થાય છે તે કેવું કે હવે ટોટલ લિબરેટ થઈ જવા માટેનું કેવું ટોટલ લિબરેટ થઈ જવા હા એવું છે આ એ સમજી લીજો બરોબર પાક્કા ભાઈ સમજાય છે નેક્સ્ટ નિયતિ શેના આધીન છે નિયતિ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સના આધારે છે શું કહ્યું નિયતિ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ એ આઈ ને માઈ છે એ આખું સાયન્ટિફિક છે આખું પાછું એમાં ગબગોળો કોઈનો ગબગોળો થયો જ નથી અને ગબગોળો થયો હોત તો અરુણ બધું જુદી જુદી રીતનો આવ્યો હોત ગપ બોલાવાનો ડુ અન્ડરસ્ટેન્ડ પણ તને મને લાગે છે કે મને આમ થાય તેમ થાય છે એને ગપગુરુ ના કહેવાય રેગ્યુલર લાઈફ તો જાય છે જ ને આપણી એવું કહેવાય એટલે બિલકુલ ટાઈમ્ડ પરફેક્ટલી આવે એટલે નિયતિ એ સર્કમસ્ટન્શિયલ એવિડન્સને આધારે છે પરંતુ કેવા કે જેની પાછળ વિજ્ઞાન રહેલું છે it is not a gossip સમજાય છે નેક્સ્ટ અનૌપચારિક એટલે શું આ હું બોલું છું એ ઉપચાર કહેવાય શું કહ્યું હું બોલું છું એ ઉપચાર કહેવાય અને બોલી જવાય એ અનૌપચારિક કહેવાય અને બોલાઈ જવાય અનૌપચારિક આવું બધે શરીરના બધા ભાગમાં માની લેવાનું થાય સમજી લેવાનું સમજાય છે કે નહીં હા દાદાજી વોલન્ટરી ને ઇનવોલન્ટરી કે છે આપણા મેડિસિન સમજાય છે હા દાદાજી હે હા ત્યારે એ અનુપચારી પેલું ઇનવોલન્ટરી શરીરની ક્રિયાઓ થાય છે ને બધી નેક્સ્ટ વ્યવસ્થિત શક્તિ વિશે અને ફરજિયાત વિશે સમજવું છે વ્યવસ્થિત શક્તિ એટલે જ ફરજિયાતપણું બે જુદું નથી સમજાયું હા દાદા ફરજિયાતપણું એટલે શું કે જે વિજ્ઞાનથી આપણે ભરાઈ પડેલા હતા સંયોગ સંયોગિક પુરાવાઓમાં એમાં એ જ વિજ્ઞાન સ્વરૂપે આ ખાલી થઈ રહ્યા છે પુરાવાઓ બધા મન વાણીને કાયાથી સમજાયું એમાં એ ખાલી થઈ જ બાબતમાં એ ફરજિયાતપણે ખાલી થવા પડવામાં આપણે ફરજિયાતપણે રહેવું જ પડે કોઈનું ચાલે નહીં છતાં પછી એમાં આપણે ગમતા ના ગમતા બધું આયા કરે છે એમાં પોતે પોતાની રીતે નક્કી કરતા જે કામ તેમ મને કંઈ ચાલે નહીં નવું નક્કી કશું કરાય નહીં એ ફરજિયાત પડવું શું કહ્યું નવું કશું નક્કી કરી શકો નહીં લિમિટેડ થયા છો માટે સમજાય છે હા દાદા દાદાજી ઘણી વાર ડિસિઝન્સ રિલેટિવ લાઈફમાં જે ડિસિઝન્સ લેવા પડે છે ઓફિસમાં એ એ પેલા એમાં જ ડિસ્ચાર્જ પણ થયું બધું એનો પ્રશ્ન જ નથી it's a part of the whole discharge process એમાં નવું તમે કશું નક્કી નથી કરતા સમજાય છે નવું નક્કી ક્યારે કહેવાય કે આ અરુણ તો જ બરાબર સમજાયું ને હવે તો બધું બંધ થવા મળ્યું તારું તારે વિજ્ઞાન ખીલવા મળ્યું તારું તો ખરું કે નહીં મિતેશ આવ્યો છે કે નહીં તું કબૂલ રાખું કે નહીં એને કબૂલ હે ના નહીં અહીંયા નહીં પેલા પાછું ભાઈબંધ જોડે આગળ બેસવું હતું ને કયો છે ના ના તમે જંજીવી ના કરશો એ તો નીચે બેસી જશે ચાલ જલ્દી બરોબર કબૂલ રાખું છું કે નહીં વિજ્ઞાન ખીલે છે કે નહીં એને હા દાદાજી આપણે કઈ ગઈ હા તો ચોક્કસ જાગૃતિ દેવી તું કબૂલ રાખું છું કે નહીં હા કે ના બોલ હા કે છે એટલે તને સર્ટિફિકેટ મળ્યું આનાથી બધા શું જોઈએ લાઈફમાં મોટા મોટું આ કહેવાય ઘરથી સર્કિટ સર્ટિફિકેટ મને બેસ્ટ કહેવાય સમજો ને આગળ જવું કે આમાં બધા સમજવું છે વ્યવસ્થિત શક્તિ ફરજિયાત એક જ છે હંમેશા લાઈફ ટુ લાઈફ એ વ્યવસ્થિત શક્તિ તૈયાર થઈને એ પણ લાઈફ ટુ લાઈફ બધાને કામ કરી જાય શું કહ્યું લાઈફ ટુ લાઈફ આગલી લાઈફમાં તૈયાર થઈ ગયેલું આ લાઈફ મોકલી જાય છે એક લાઈફ એક લાઈફ મોકલાય સમજાયું પણ એમાં પછી બીજું તૈયાર થાય પાછું એટલે હવે આપણે તૈયાર થવાનું ના રહ્યું પણ આપણે મુક્તિ માટેનું તૈયાર થવાનું રહ્યું શું કહ્યું ભટકવા માટેનું નહીં સમજ્યા કે નહીં આગળ જવું બુદ્ધિમાં જે ચાલે છે તેને ઇરાદાપકનું છે કે અનઇન્ટેન્શનલ કહેવાય બુદ્ધિમાં જે ચાલે છે એ આગળ ઇરાદા આપણે ઈરાદામાં જે ભરાઈ પડ્યા હતા એ ઈરાદાઓ પ્રમાણે બુદ્ધિ ચાલે છે ઈરાદા એટલે એને ઇન્ટેન્શનલ કહેવાય એને ગુજરાતીમાં આશય શબ્દ કહે છે એટલે એને પ્રમાણે બુદ્ધિ ચાલે છે અને આપણામાં જે સારું બને અને આપણને સારું લાગે સુખી લાગીએ બધી રીતે એ બધું બુદ્ધિના આશય પ્રમાણે એ પુણ્ય ફળ આપે છે શું કહ્યું બુદ્ધિના આશય પ્રમાણે એક પુણ્ય ફળ પુણ્ય પુણ્ય ફળ આપે છે અને પુણ્ય ફળ આપીને ટકીને એનો જવાનો સમય થાય વિદાય લે વિયોગ થઈ જાય કે તરત જ પછી પાપનો સંયોગ આવે પાછો એટલે એમાં બુદ્ધિના કોઈ પાપનો સંજોગ ભેગો નથી કરતું પણ હોય જ કારણ કે પુણ્યની બીજી સાઈડ એ હોય જ નિશ્ચિતથી હોય સમજાય છે પુણ્ય યુલિનેટરલ હોય જ નહીં સિવાય કે તમે લિબરેટ થઈ ગયા હો શું કહ્યું બોલો સિવાય કે તમે લિબરેટ થઈ ગયા તમે એટલે કોણ તો કે આઈ અરુણ આઈ અરુણ હવે લિબરેટ થઈ ગયો છે એટલે લિબરેટેડ અરુણ નવ લીવ આઉટ થાય છે શું કહ્યું બોલો liberated Arun now live out સમજાય છે દાદાજી છેલ્લું એક વાક્ય પાછું રિપીટ કરો દાદાજી તમે હમણાં કહ્યું ને કે પુણ્યનું આ તો વાગી જાય છે મારી શું પુણ્યનું શું કહ્યું પુણ્ય એકલું હોઈ જ ના શકે પુણ્ય બે પુણ્ય એટલે સિક્કાની બે સાઈડ જેવું છે હોય જ એટલે સંસારમાં ભટકવામાં એ પુણ્ય અને પાપ બે જોડી છે આ બે જોડી વગર તો સંસાર હોતો જ નથી જીવન હોતું નથી બરાબર અને મોક્ષમાં મુક્તિમાં પણ એવું જ છે આપણે પરંતુ એ જુદા પ્રકારનું છે પેલાથી ઊંધું છે એટલો ફરક છે એમાં પણ પુણ્ય બંધાયા જ અત્યારે આ કારના હિસાબે કારણ કે તો આશ્ચર્ય જ મોટું બની શકે કળિયુગમાં મળે નહીં તો આ હોઈ શકે જ નહીં કોઈ સંજોગોમાં ના હોય અને આપણે આવી રીતે બેઠા છીએ અને મજાથી કરીએ છીએ એવું હોય જ નહીં આમાં તો એ તો કેટલા દૂર ને એ ચબળકા ખાવા પડે તારે એવું કઈ ખાડા ટીકડા જંગલમાં જવું પડે ને એવું શું દિવસ મારી આવું <laughs> એમ ના ચાલે કે અરે હું સમજ્યા હે એટલે બહુ આ તો પુણ્ય આપણે એટલું મોટું પુણ્યનો પ્રતાપ છે એનાથી મળ્યું છે અને આજ્ઞાધર્મથી જે નવું પુણ્ય બંધાય છે એ મુક્ત થઈ જવા માટેનું મુક્તિ માટે પ્રયાણ કરનારું હવે સમજાયું કે નહીં એટલે એમાં પેલું જોડી નહીં આવે એટલે પુણ્યાનું બંધ પુણ્ય એટલા માટે એને કહ્યું કે એવું પુણ્ય કે જેમાં આગળ બીજા પુણ્યનું જ પડ્યા કરે પુણ્યનું જ પડ્યા કરે સમજાયું અને એ સિવાય સંસારમાં પુણ્યાનુબંધી પુણ્ય હોય એવી પ્રકારના આજના કાળમાં હોય કળિયુગમાં કે એમાં પુણ્ય હું અત્યારે ભોગવે બધી જ રીતે અને બધા જાણે કે આનું કશું કરતો નથી બધું હું લાડું બધું કરે છે આટલું બધું કેમ પોલીસ સારી આવો છું કેથી લાવ્યો આવું બધું પણ એ ક્ષણે ક્ષણે એ પાપનું જ બીજ એ કર્યા છે સમજે સ્વયં કર્યા કરે છે સમજાય છે આ કોણ કેમ કરીને સમજાશે સમજાવવું મુશ્કેલ છે તમને એટલે એને પુણ્યાનુબંધી પુણ્ય ના કહી શકાય એને પાપાનુબંધી પુણ્ય કહેવાય શું કહેવાય પાપાનુબંધી પુણ્ય કહેવાય પુણ્યાનુબંધી પુણ્ય તો કેવા હોય મુક્તિ પામનારા જીવન એવા જ હોય સાહેબ એવું જ છે ને એવું પાપના બે ભાગ આજે ગમે તેવો સંજોગો બધા મહેનત માથાકૂટ મહેનત ગમે તેવું કરતો હોય અને બિલકુલ સિન્સિયર ઓનેસ્ટલી બધું જીવન જીવતો હોય છતાંય એને સ્ટ્રગલમાં જ જીવન ચાલ્યા કરતું હોય કોન્સ્ટન્ટ સ્ટ્રગલ કર્યા જ કરવી પડતી હોય સમજાયું ને એને કેવું કહેવાય છે કે પુણ્ય અનુબંધી પાપ પાપ એટલે આટલું બધું કરે છે વર્ષથી બધું તેને મળવું તો જોઈએ જ બધું વ્યવસ્થિત એ તો નિયમ છે કુદરતનો છતાં પણ એ નથી મળતું પણ એનો નીતિ નથી છૂટતી સિદ્ધાંત નથી છૂટતો એ એનું પુણ્ય અનુબંધ કરે છે હવે સમજાયું હા દાદા હમ અને બીજો પાપનો પ્રકાર પાપ અનુબંધી પાપ એટલે અત્યારે પાપનું જ બધું આ કામ જીવનમાં સસ્ટેનન્સનું બધું મળ્યું છે અને પાપના જ બીજ જોયા કરે સમજાયું આ બધા દાખલાઓ પણ હોય છે ચાલ જવા દે બુદ્ધિ ઇરાદાપૂર્વકનું એટલે બધું આગળ ઇરાદો પૂરી ગયેલો એ પ્રકૃતિનું છે અને આજે જો બુદ્ધિ પ્રમાણે ચાલીએ તો પછી ઇરાદાપૂર્વક થઈ શકે છે પોસિબિલિટી છે એટલે ચેતીને રહેવા જેવું છે આપણે જ્ઞાન પામ્યા પછી બુદ્ધિ ભલે કામ કરે પણ એનું ગાંચીએ નહીં આપણે બરાબર બરોબર છે તું દવા દે બેસ ગામ એની જોડે ડીલિંગ કર્યા કરીએ આપણી જોડે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરી સમજો છેલ્લું ભૂતકાળ ફરજિયાત છે ભવિષ્ય ફરજિયાત ના કહેવાય તો પછી વર્તમાન વિશે શું ભૂતકાળ ફરજિયાત છે એવું કેમ કહ્યું તેમ ભૂતકાળ તો પાસ થઈ ગયો દાદા ક્યાંક વાંચેલું છે મેં રીતના એ વાંચ્યું હશે બરોબર કોન્ટેક્ટમાં હશે પરંતુ આ ભવિષ્ય આખું ફરજિયાત કહી શકો કારણ કે ભવિષ્ય એ વ્યવસ્થિત શક્તિના આધીન છે એના આધારે ભવિષ્ય ઉકલ્યા કરે છે સમજાય છે અને ક્ષણે ક્ષણે એ ઉકલતું ઉકલતું એ વર્તમાનતા એ દ્રષ્ટિએ કરીને આપણે એની સાથે હઈએ એટલે આપણી વર્તમાનતા પ્રસ્થાપિત થતી જતી જાય છે વર્તમાનતા એટલે એવર પ્રેઝન્ટ સમજો કે નહીં વર્તમાનતા એટલે એવર પ્રેઝન્ટ એવર પ્રેઝન્ટ એટલે ફ્રી ઓફ ટાઈમ બોન્ડ શું કહ્યું free of time bond time bond beyond કાળથી મુક્ત નહીં સમજાયું હલો તો બહુ મોટા બહુ ક્વેશ્ચન કર્યા ત્યાં તો આવા કરતો રહેજે પણ હા આ તો બીજું આવ્યું પાછું પણ આપને પ્રાર્થના કરું છું કે આપના સત્સંગમાં નિરંતર અરુણની હાજરી રહે અને ચિત્ત નિરંતર આપનામાં જ રહે આપની દેશનામાં જ રહે એવી કૃપા કરશો કરશોજી દેશના એટલે શું સમજણ પડી તને વિષ્ણા એટલે આપણી આ મારી મારી હું બોલું છું એ નહીં નીકળે છે વાગ્યા કરે છે વાણી રેકોર્ડ વાગે ને એને કહીએ વાગ્યા એવી રીતે સમજાય છે એટલે વેતી વાણી વેટી નદીનો ફ્લો વહેતો હોય ને જળ એટલે વેટી વાણી આખી એને કંઈ વિચારવું ને આપણે કશું નહીં સહેજ સહેજ નીકળે અંદર બધું ચાલતું અંદર બધું જ્ઞાનનો પ્રકાશ દર્શનનો પ્રકાશ કરતો હોય એમ નીકળ્યા જ કરે હવે સમજાયું એ તને આપણે બધા મહાત્માઓને ધીમે ધીમે થતું જાય એ પ્રમાણે આ મને આશીર્વાદ છે જા ક્યારેય ગેરહાજર ના રહેવાય બરોબર છે આજે આજે ગેરહાજર હું પકડી લીધું વૈશાલી દાદાજી શરીર છે ભોજનાલય શોધનાલય શૌચાલય પૂરણ ગલનને આધારે જીવે છે તો આત્મા કયા ખોરાકના આધારે જીવે છે આત્મા જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશના ખોરાકને આધારે જીવે છે શું કહ્યું પેલી વૈશાલી કોઈ બોલી સમજી ગઈ કે નહીં સમજી ગઈ કે નહીં સમજાવો એટલે જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ બે પ્રાણો છે એને નિશ્ચય બલ પ્રાણ કે છે શું કહ્યું હા એ શુદ્ધાત્માના અને આ વૈશાલીના જે શરીર અંદર શ્વાસોશ્વાસ લે છે બ્રિધિંગ કરે છે એ દ્રવ્ય પ્રાણ કહેવાય શું કહેવાય દ્રવ્ય પ્રાણ અને નિશ્ચય બળ પ્રાણને સ્વભાવ પ્રાણ કહેવાય નિશ્ચય બળ પ્રાણને સ્વભાવ પ્રાણ કહેવાય એટલે શુદ્ધાત્મા ભાવ પ્રાણ કહેવાય શુદ્ધાત્મા ભાવ પ્રાણ એટલે આમ શાસ્ત્રોમાં એને ભાવ પ્રાણ કહ્યું છે સમજાયું બીજો પ્રશ્ન અક્રમ વિજ્ઞાનમાં આપતા સૂત્ર તોતેર એમાંથી તે લીધું નહીં ના પેલું મને સજા ફર્સ્ટ થઈ રહ્યું સારું બીજું તમારે દાદાને ઓળખવા હશે ને ઓળખાવવા હશે તો તમારે વ્યવહારથી ભૂસાઈ જવું પડશે વ્યવહાર તો રહેવાનો પણ ભૂસાઈ કલો હશે ત્યારે આજ્ઞાધર્મ પચેલો હશે તો દાદાજી આ મૂંઝવણથી મુક્તિ અપાવશો જી અમે અપાઈશું જા હા તમને વિશ્વાસ છે હા દાદાજી બસ આપતો પુત્ર વિશ્વાસ છે હા દાદાજી કેટલો હંડ્રેડ પર્સન્ટ બસ તો થઈ જશે તારું સુરેશભાઈ આપ્યું લાગે છે ધીરુભાઈ ગાંઠાણી આવ્યા છે કે ઓ સાહેબ નો ઓ તમે તો ત્રણ સૂત્રો પૂછ્યા છે અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી સત્યાવીસ માંથી ત્રણ સૂત્રો પૂછ્યા છે લઈએ આપણે દાદાજી એક પદ લઈ લઈએ અત્યારે હે પદ લો તર લો નવીન આનંદ એક પદ ગાવાની રિક્વેસ્ટ છે જી નવીન આનંદ એક પદ ગવડાવે છે એની રિક્વેસ્ટ મોકલી છે નવીન આનંદજી હા નવીન આનંદજી ક્યાં થોડું પાણી આપશો છે બ્રધર આયા દાદા પરમાત્મા જમાવો જોશે તેને નાખો તદ્દન કોઈ પણ ચાલો ફર્સ્ટ ક્લાસ હલો કોઈ ચલો જય સચિદાનંદ ગાડો દઈને દાદા ગાંગડું ને તારો દાદા ભ્રાંતિ રસ ઓ ગાડો ગાડો દઈને દાદા ગાંગ દઈને એ દાદા ગાંગડું ને તારો દાદા ક્રાંતિ રસ ઓગાડો દાદા ગાંગડું ને નથી સમજાતું ત્યારે દાદા ભલે વાપરો મળ સહજોતી નથી સમજાતો ત્યારે સમજાતું ત્યારે દાદા કઠણ સંતોએ ભલે વાપરો ગોમર શબ્દોથી નથી સમજાતો ક્યારે દાદા આદિના ભ્રાંતિ રસકી ચિટક્યું લોડું મૂડ રેણ અનાદિના ભ્રાંતિ રસકી ચિટક્યું લોડું મૂડ રેણ ક્યારનું એ ચડેલું છે વિશ્વનો ઉતારો પૈણ ચડેલું છે વિશ્વનો ઉતારો વિના ભ્રાંતિ રસકી ચીટક્યું લોડું મૂડેણ અના વિના ભ્રાંતિ રસકી ચીટક્યું લોડું મૂડેણ ત્યારનું એ ચડેલું છે વિશ્વનો ઉતારો પૈણ ત્યારનું એ ચડેલું છે વિશ્વનો ઉતારો સમજે નહીં બીત રાગ મધુવેણ કાગરા તો સમજે નહીં બીત રાગ મધુવેણ ખપે ત્યાં એસિડ છાંટો લોઢાનો ઉકાળો મેલ ખપે ત્યાં એસિડ છાંટો દોઢાનો ઉખાડો મેલ કર્મ હોય ત્યારે ટીપી ઘાટ ગડો આપરો ભીટવો છે વિશ્વ પથારો કર્મ હોય ત્યારે ટીપી ઘાટ ગડો આપરો ભીટવો છે વિશ્વ પથારો જ્યાંથી વેરો ત્યાંથી મન ગાંઠાળ લાકડો જ્યાંથી વેરો ત્યાંથી મન ગાંઠાળ લાકડો કહે આપની દીદ્યા તે એવા કરો જાદો કહે આપની દીદ્યા તે એવા કરો જાદો નિત્ય તન્ની ભોટ ચિત વિભાવે જ ભંટાધો નિત્ય તન્ની ભોટ ચિત વિભાવે જ ભંટાધો કરી આપો શુદ્ધ સરવ અવડ બવડ જમા જાતો કરી આવો શુદ્ધ સરો અવળ બવળ જમાતો આપની કને છે સત્તા પિંડ બ્રહ્માંડની આપત હમ સમારો આપની કને છે સત્તા પિંડ બ્રહ્માંડની આપત હમ સમારો દાદા ગાંગડું ને તારો દાદા ગાંધી રસ ઓગાડો દાદા ગાંગડું ને તારો દાદા ગાંધી રસ ઓગાડો હાથે કરી હૈયે વાગી એવી બુદ્ધિ વિપરીત કરી હૈયે વાગી એવી બુદ્ધિ વિપરીત તોય પાછી અહમ સહિતી ચાલ જક દુર્મતી તોય પાછી અહમ સહિતી ચાલ જક દુર્મતી પાર કાટ પાલ તાર વાચી વાવ્યા જન્મ બી પાર કાટ પાલ તાર વાચી વાવ્યા જન્મ બી મારા મની રાગ દ્વિતે ગુણી ભાગ્યા અસ સીમિત મારા માંડિયા કે દેશે થોડી માયા અસીમિત દખો દખલ કરું નહીં પાર કી જળસમાં શક્તિ તે ઉભારો દખો દખલ કરું નહીં પાર કી જળસમાં શક્તિ તે ઉભારો વાયુ વેગી મન વિચારો અના કોઈથી વિરોધી વાયુવેગી મન વિચારો અનાદિથી વિરોધી આગ્રહોની સાડા શક્તિ પ્રકૃતિએ પનોતી આગ્રહોની સાડા શક્તિ પ્રકૃતિએ પનોતી આખું રૂપી અંતસ્કરણ વર્તો વશ આપને આખું રૂપી અંતસ્કરણ વર્તુઅસ આપને જ પરાધીન ત્રિકરણમાં આપ રહો સ્થાપને પરાધીન ત્રિકરણમાં આપ રહો સ્થાપને તાળી દિયો પરા પૂર્વી વિશ્વભાન આત્મજ્ઞાન અપ્પા મે ઉતારો તાળી દિયો પરા પૂર્વી વિશ્વભાવ આત્મ Abraham આપવા મેં ઉતારો આંખ સુણે ફક્ત દાદા કાન જુએ જ્ઞાન જ્ઞાન આંખ સુણે ભક્ત દાદા કાન જુએ જ્ઞાન જ્ઞાન વાણી ખુલે પરમ જય હો દાદા ભગવાન વાણી ખુલે પરમ જય હો દાદા ભગવાન શ્વાસો સાથે આ આહુતિયો યજ્ઞ વિશ્વ કલ્યાણાય શ્વાસો શ્વાસે આહુતિયો યજ્ઞ વિશ્વ કલ્યાણાય દૈવી સત્તા સંમતિ હો અર્ચનાએ ઉપકારાય દૈવી સત્તા સંમતિ હો અર્ચનાએ ઉપકારાય જેમ છે તેમ જગત જાણે વિતરાગ મૂળ ખોલો ગુપ્ત પટારો જેમ છે તેમ જગત જાણે વિતરાગ મોલ ખોલો ગુપ્ત પટારો मुने तूने भेदी अंते वेद बुद्धि ताड़ने मुने तूने भेदी अंते वेद बुद्धि ताड़ने પોતે જ્યાં અભેદ છે ત્યાં બીજું નથી સામને પોતે જ્યાં અભેદ છે ત્યાં બીજું નથી સામને મૂળ છે અખંડ જ્યોતિ બ્રહ્માંડી પ્રકાશને મૂળ છે અખંડ જ્યોતિ બ્રહ્માંડી પ્રકાશને આત્મરૂપે તત્વ દ્રષ્ટિ મોક્ષ હું સ્વભાવ મે આત્મરૂપે તત્વ દ્રષ્ટિ મોક્ષ હું સ્વભાવ મે બીજું કઈ જ રહે નહીં જ્ઞાન નેત્ર સામે તે મોક્ષ માર્ગ આપણો બીજું કઈ રહે નહીં જ્ઞાનનેત્ર સામે તે મોક્ષ માર્ગ આપણો કાળો દઈને એ દાદા ગાંગડું ને તારો દાદા ભ્રાંતિ રસ ઓગાડો કાળો દઈને દાદા ગાંગડું ને તારો દાદા રસ ઓગાડો કોમળ શબ્દોથી નથી સમજાતું ત્યારે દાદા કઠણ શબ્દોએ ભલે વાપરો કોમળ શબ્દોથી નથી સમજાતું ત્યારે દાદા કઠણ શબ્દોએ ભલે સચ્ચિદાન આંખ સોળે ફક્ત દાદા કાન જુએ જ્ઞાન જ્ઞાન નીચેથી બીજો પેરે આંખ સોળે ફક્ત દાદા કાન જુએ જ્ઞાન જ્ઞાન આંખ સોળે ફક્ત દાદા એટલે આંખે એ દાદા જે છે એકત્વમાં પરિણમી ગયેલા એમાં દાદા જ દેખાયા કરે વાણી તો વ્યવહાર છે કહેવાય છે વ્યવહારથી છે દિવ્ય છે જરૂર છતાં પણ એ દાદા આવી રીતે દેખાય એકત્વ સ્વરૂપે અન્યત્વ સ્વરૂપે નહીં એમ એ કહેવાય અને કાન જુએ જ્ઞાન જ્ઞાન અને કાન જે છે તે એમની દિવ્ય વાણી અદભુત એ આખી જોયા કરે એટલે અહીંયા આગળ આ સાંભળવાનું જે કહ્યું છે ને એ સાંભળવાનું જોવું એની બેની આ કનેક્શન છે બહુ એમાં બહુ સુંદર ગંભીર રસ રહેલો છે સમજાય છે આપણું આ શરીરનું તંત્ર છે એ શરીરના તંત્રમાં આ આંખ કાન દાંત એનું બહુ જ એટલું બધું એનું એ છે સમજાય છે આ દાંતમાં પણ સાંભળવાની શક્તિ છે હજુ જો તમે આખું ડેન્ટિસ્ટો અમતા પૈસા નથી કમાતા શરીર બાળકું જબરું છે બધું એટલે એવી રીતે કે છે કાન જોઈએ જ્ઞાન જ્ઞાન એટલે આપણે કાન કાનનો કેવો ઉપયોગ આપણાથી થાય કે આપણે સાંભળીએ છીએ એવી રીતે થાય છે હવે કાન તો એના સ્વભાવથી સાંભળે છે તો એ બહાર જ જાય છે પણ સાંભળવાનું જુદું બને છે જુદી જુદી રીતે ક્રિયાથી બને છે આખું એની ક્રિયા બહુ જુદી છે અંદરની આ તો ખાલી એ રિસીવ જ કરે છે જેવી રીતે આ માઇક બોલે માઇક આ બધું હોય ને રિસીવ કરે ને એના જેવું છે એ તો એક એક્સટીરિયર ભાગ છે આ તો ખરું તો બધું અંદર છે આખું એ અર્થે છે હવે બાકીનું લઈ લઈએ કે આપણે ધીરુભાઈ તમારા ત્રણ સૂત્રો લઈએ છીએ અનુભવ જ્ઞાન સૂત્રોમાંથી સત્યાવીસ શ્રેણીમાંથી સૂત્ર નંબર એકસો ને સિત્તેર દર્શનની સ્પષ્ટતા નહીં હોય તો નિશ્ચય અડગ નહીં રહી શકે આવરણો ઘટે પછી સ્પષ્ટતા આવશે નિશ્ચય અડગ નહીં રહે તો આજ્ઞા પણ હાલક ડોલક રહ્યા કરશે એટલે કે આજ્ઞા ધર્મે કરી લે આપણને જે વ્યવસ્થિત શક્તિ જગતની અંદર વ્યવસ્થિત શક્તિ છે એ આજ્ઞા મળી છે એટલે કે વ્યવસ્થિત શક્તિ એ બધા જ આપણા મન વચન વ્યવહારના કરતા સ્વરૂપે છે ધીરુભાઈ સમજાયું એમાં એ વ્યવસ્થિત શક્તિમાં આ મન વચન કાયારૂપી જગતથી અને મન વચન કાયાના બાહ્ય વ્યાપ વ્યવહારિક સંબંધોના જગતથી જગતથી અને એ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે એ જગતે કરીને તેમાં હું કંઈ જ કરતો નથી શું કહ્યું હું કંઈ કરતો નથી એવો જેઓને જેટલો ખ્યાલ રહ્યો હા એટલી દર્શન સુધી રહી તમને અને ખ્યાલ વધતો જતો જાય એને દર્શનની સ્પષ્ટતા થઈ કહેવાય બરોબર સમજ્યા અને સ્પષ્ટતા હશે તો તમે નિશ્ચય નિર્ણય નિશ્ચય તો કેવળ શુદ્ધાત્મા છું એ તમને અડગપણે રહ્યા કરશે ખ્યાલ આવ્યો નિર્ણય નિશ્ચય નિશ્ચય પ્રાપ્ત થયો છે પણ એ અડગપણે રહેવું જોઈએ ને બરોબર એ વાત વ્યવહાર સાથે રહીને અડગમાં રહેવું જોઈએ પ્રમાણે વ્યવહાર સાથે સમજાયું એટલે એમાં આવરણો છે બધા દર્શન આવરણ મુખ્ય એમાં થયું એટલે એમાં એ વ્યવહારથી આવરણ સ્વરૂપ જ રહ્યું ને એટલે વ્યવહાર અશુદ્ધ કહેવાય ને એટલો એ પ્રમાણે વાત છે એટલે આજ્ઞાધર્મથી વ્યવહાર શુદ્ધિ થાય છે આખી ખ્યાલ અને વ્યવહાર શુદ્ધ થાય તે સાથે સાથે સ્પોન્ટેનિયસલી દર્શન શુદ્ધિ થાય છે એટલું અનાવરિત થાય એટલે અનાવૃત થાય ને આવૃત આવરણ છે તો નહીં કરતું જાય અને આ નિશ્ચય અડગ ના રહે આપણો અલગ તો આને અડગ ડોલ કરે ને આપણી દર્શનને આધારે નિશ્ચય પાકો થતો જાય દર્શન શુદ્ધિને આધારે આ એ તો જ છે બરોબર છે એટલે વ્યવહાર દૃષ્ટિ વ્યવહાર શુદ્ધિ દર્શન શુદ્ધિ બે સાથે જ છે બરોબર એટલે જ આજ્ઞાધર્મ કયો છે પછી એકસો ને એકોતેર આગળ જવું કે હા બરોબર આગળ જવાનું સહાયક દ્રષ્ટિ શું કરે છે તો કે આખા ભૂતકાળને બતાવી દે છે ભવિષ્યમાં પારિણામિક દ્રષ્ટિ છે અને વર્તમાનમાં વર્તમાનની બહાર હોય નહીં અને ક્ષાયક દ્રષ્ટિ કહી ક્ષાયક દ્રષ્ટિ એટલે શું કે દર્શન મોહ આખો ક્ષય થઈ ગયો જે આપણા દેહમાં ત્રણ પ્રકારના શલ્યો જે સંસાર અનુગામી છે કેવા સંસાર અનુગામી એ શલ્યો આપણા નીકળી ગયા કયા મિથ્યાત્વ માયા અને નિદાન કયા શલ્યો માયા મિથ્યાતન માયા એટલે હું ને મારું આપ સમજ્યા કે નહીં ને નિદાન એટલે હું ને મારું ભેગું હોય તે બેટિંગમાં જ કરે સટ્ટોરૂપી જીવન ખેલે કેવી રીતે ખેલે સટ્ટારૂપે સટ્ટારૂપે એટલે કે એવી ક્ષણ આવે અને જયારે એને એવું થાય કે હવે બતાવી દઉં કે મારું જે કે પુણ્ય મારું હોય તો હું વાપરી નાખું જાઉં કરું લો મારું વાપરી જાઉં તો સટ્ટો ખીલી નાખે એને નિદાન કે છે નિદાન એ શલ્ય છે એક જાતનું એ કોમ્પિટિશન સ્પર્ધામાં બને જ કરે એ તો એ લૌકિક છે આ બધું પણ આ ત્રણથી મુક્ત થયા છીએ અને આગળ ધર્મમાં આવ્યા છીએ એટલે આપણે ભૂતકાળથી ભૂતકાળથી તો મુક્ત થઈ ગયા ભૂતકાળ ગોન ઇઝ ગોન બાકીનો ભવિષ્યકાળ એ બધું વ્યવસ્થિત સત્તાને આધીન છે આખો એટલે કેવળ વર્તમાનતા રહે આપણી સમજાયું ને એને અજરા અમર કે છે અજરા અમર એટલે કે એવો જન્મ કે જેને જરા એટલે કે વૃત્તત્વ ના આવે સમજાયું ને ધીરુભાઈ બરોબર સાહેબ એટલે કાયમનો પરમેનન્ટ દેવોને કેટલા લાંબા લાંબા આયુષ્ય હોય છે છતાં પણ ત્યાં આગળ અંત છે એટલા માટે તો જન્મ મરણથી મુક્ત અજન્મ અમર સમજાયું ને આગળ જવું હાજી એકસો બોતેરમું અવસ્થા જ્ઞાન એ સ્મૃતિ વિજ્ઞાન નથી એ દરસર જ્ઞાન છે કોઈ પણ અવસ્થા હાજર થઈ શકે છે તમને તમે તે વખતે તે અવસ્થામાં હોવા ઘટશો એટલે કે સાયન્ટિફિક સંજોગ સ્વરૂપે તો તે હાજર થઈ શકશે જેમાં હાજર ના હો તે ના થાય એટલે આજનું આ પાંચમા આરામાં આપણે અવસ્થા જ્ઞાનની વાત એ થાય છે ખ્યાલ આવ્યો અને ચોથા આરામાં પર્યાય જ્ઞાનની વાત હોય ચોથા આરામાં જ્યારે મન વચન કાયાની એકતા હોય ત્યારે મન વાણી અને કાયાની એકતા હોય ત્યારે પર્યાય જ્ઞાનની વાતો હોય અને એ પ્રમાણે એની આરાધન બધું હોય અને આપણે પાંચમા આરામાં અવસ્થા જ્ઞાનનું છે અવસ્થા પર્યાય બે નજીકની વસ્તુઓ છે છતાં પણ એમાં ઘણો ભેદ છે એટલા માટે એક બે ઉત્કૃષ્ટ એક જન્મ કરતો બે કે ત્રણ એટલું વાત કરી છે પર્યાય સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય છેલ્લામાં છેલ્લો પર્યાય સૂક્ષ્મથી સૂક્ષ્મ સમયવર્તી હોય અને અવસ્થા એ વર્તી હોય અવસ્થા એક ક્ષણ વર્તી હોય ક્ષણ તો બહુ જાડી કહેવાય તો અનંત સમય કેટલા આપણા કેટલા સમય ભેગા થાય ત્યારે થાય એમ થાય જ નહીં અવસ્થા બહુ પ્રિય છે સમજાય અને પર્યાય દાદાજી સૂક્ષ્મથી સૂક્ષ્મ એટલે સાનું મેજર છે પર્યાય અવસ્થા આપણા એક આંખનો પલકારો હોય ને એનું આ કાળમાં કે છે સમય તો બહુ મોટું છે વન બિલિયન એટલું બધું કે છે અને અવસ્થામાં પણ એનું એવું નથી એટલું બધું છે વધારે એટલે આપણે અવસ્થા માત્ર કુદરતી રચના છે તેનો કોઈ બાપ કોઈ રચના નથી અને જે વ્યવસ્થિત છે કહીએ છીએ ને એટલે આપણી અવસ્થામાં શરીરની અવસ્થાઓ આયા જ કરે ને મનથી વાણી દેખાયા હતી એ બધામાં આપણને આનું આરાધન હોય અને જેટલું આરાધનની આપણી પક્કા બરોબર થઈ ગઈ હોય એ પ્રમાણે એ અવસ્થામાં હાલી જઈ બહુ ના જઈએ બહુ ભારે એવી અવસ્થા જરાક આમ તો મલાઈ નાખે પણ એને મૂળમાંથી સ્થિર રાખે બેઝમાંથી સમજાય છે હા હાલે તો કરું બધું આમ આમ થાય પણ આ સ્થિર રહે પછી અને બધો એ અવસ્થા એ ચાલી જાય પછી બસ સ્થિર રહેશે ખ્યાલ આવ્યો તારે બરોબર છે દાદાજી એનો એ અવસ્થાનો આખો સ્ટોક પૂરો થાય એટલે પછી દાદાજી પર્યાયમાં ઓટોમેટિક ટ્રાન્સફોર્મેશન થાય શું અવસ્થા એ તો થાય જ ને એ એવું એવું મન વચન અત્યારે આજ્ઞા ધર્મથી આપણી મન વચન કાયાની એકતા સ્વરૂપનું કોઝલ તૈયારી થઈ જ રહી છે અંદરમાં એ જ કામ કરે ને આગળ ઓટોમેટિક કરે ધીરુભાઈ બરોબર છે બરોબર સાહેબ બરોબર આપી દેજો આપણે સંત પુરુષ એસ પટેલે ત્રણ અનુભવ જ્ઞાન શ્રેણી શ્રેણીના બાવીસમાંથી ત્રણ પૂછ્યા છે લઈએ કે બાવીસમાંથી જ્ઞાની પુરુષને જગતની માતા કહેવાય એમના જેવું વાત્સલ્ય બીજે કાંઈ જોવા ના મળે એમના વાત્સલ્યમાં બધા જ સમાઈ જાય અને એમને જગત પિતા પણ કહેવાય એમનાથી કોઈ જુદાઈ જ ના લાગે કોઈને એટલે કે આ એના મૂળ સ્વરૂપમાં શિવજી અને પાર્વતીજીનું સ્વરૂપ છે એક જ દેહમાં શું કહ્યું મૂળ શિવજી અને પાર્વતીજીનું સ્વરૂપ છે મૂળ શિવજી એટલે જે શુદ્ધાત્મામાં પરિણમેલા છે એવા અને પાર્વતી એટલે એમની સાથે જે દેહમાં પરિણામેલ છે દેહ એવી રીતે પાર્વતી કહ્યું પ્રકૃતિ સ્વરૂપી દેહ દિવ્ય પ્રકૃતિ સમજાયું એટલે આ જ્ઞાની પુરુષને એની ઓળખ આ પ્રમાણે છે જ્ઞાની પુરુષને જગતની માતા કહેવાય એમના જેવું વાત છે બીજે કહેવાય ક્યાંય ન હોય એ શુદ્ધ પ્રેમથી હોય નિર્વાજ નિર્વ્યાજ પ્રેમ કહેવાય છે ને કંઈ અપેક્ષા વગરનો નિરપેક્ષ પ્રેમ અને બધા સમાઈ જાય અને એમને જગત પિતા પણ કહેવાય એમને એમનાથી કોઈને જુદાઈ ના લાગે એ અભેદ દ્રષ્ટિએ હોય ત્યારે એ સત હોય શિવ સ્વરૂપ સમજાયું બીજું સૂત્ર નંબર બસો ને ઓગણત્રીસ કોઈ પણ ક્રિયાથી વિજ્ઞાન સમજાવાતું નથી વિજ્ઞાન સમજવાની રીત કઈ ક્રિયા એટલે બની રહેતો વ્યવહાર એ વ્યવહારમાં વિજ્ઞાન ક્યાંય ના હોય વિજ્ઞાન એ તો અનુભવ જ્ઞાનથી જ સમજાવાય છે અરુણ સમજાય છે આમાં વિજ્ઞાન એટલે કે લઘુત્તમ ભાવ અને અભેદ દ્રષ્ટિ આ બે સાથે હોય ત્યારે જ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય બોલો શું કહ્યું લઘુત્તમ ભાવ અને અભેદ દ્રષ્ટિ આ બે સાથે સાથે સાયમલ્ટેનિયસલી કામ કરે તો જ વિજ્ઞાન કહેવાય સમજાયું એમાં ક્રિયા કેવી રીતે આવે ક્રિયા આવે બધું ભૌતિક વિજ્ઞાન થઈ જાય સમજાય છે ને અને અલૌકિક વિજ્ઞાન છે પેલું લૌકિક ને અલૌકિક એટલે અનુભવ જ્ઞાન વગર આ વિજ્ઞાન ખુલે નહીં આપણે અનુભવ બરોબર પાકો થાય એટલે સ્થિરતા થઈ જાય આપણી અંદરથી બધા જ પ્રકારે બધા મન વચન કાયા બધી અવસ્થાઓમાં ટેસ્ટિંગ થઈ થઈને આપણે સિદ્ધતા સ્થિરતા થાય ત્રીજું છેલ્લું સૂત્ર નંબર છે બસો ને સોળ દાદાની વાણી ગમે તેવી વિરોધાભાસવાળી લાગતી હશે પરંતુ એમાં પરમ ગાંભીર્ય છે એકદમ વાંચી જાય કદાચ એવું લાગે પણ એમાં એટલું બધું ગાંભીર્ય છે કે એ દેખાતી વિરોધાભાસવાળી વાણીમાં બધી નેગેટિવિટી દૂર કરી શકે એવી અદભુત શક્તિ છે અંદર નકારાત્મકતા બધી એને ઘૂસી નાખે એ એને પરમ ગાંભીર્ય કહ્યું સમજાયું નકારાત્મકતા નકારાત્મકતા સમજાય છે વારું ના શું કહ્યું ઇંગ્લિશમાં ને કહે છે ને કહે છે શું કહે છે નો તો આપણે ભારતમાં કહે અને યશને શું કહે છે બસ ના શબ્દ જ્ઞાનીઓની અને વિતરાગોની ડિક્શનરીમાં છે જ નહીં જ્ઞાનીઓની વિતરાગોની ડિક્શનરી એટલી મોટી છે એનું કલ્પના નહીં આવે તમને બહુ મોટી છે અને ગમે તેવું તમે ખોલશો નહીં પણ ગમે તેવું પઝલ આવે ખોલો ને તરત જવાબ આવશે યસ તરત જવાબ આવશે આ વાત અમે કહીએ છીએ એટલા માટે કે સૂત્ર દાદા ભગવાનનું જે છે તેમાં તમે જોજો આ અનુભવ કરી જોજો ખરું નહીં સાહેબ આ ખાસ અનુભવ કરી જોજો હું અનુભવ પ્રમાણેથી કહું છું અને બધાને અનુભવ જેમને જોઈ છે તે બધાને થયો છે આ ખ્યાલ આવ્યો ખાસ જોજો પ્રોફેસર કચરાભાઈ પણ તમે આવું લખો તો ખોટું કહેવાય દાદાના કચરાના પ્રણામ આવું ના લખાય કચરાભાઈ લખવું જોઈએ કચરો કોનો કોણ દાદાનો કચરો બહુ મજાના છે બહુ જુદા મહાત્મા છે દાદા ભગવાનના અસીમ જે જયકારો દાદા અબ્રહ્મચર્યના વિચાર ઘણીવાર આવે છે દાદા ઓગણીસો પંચાણુંમાં આપ સાહેબને મેં વિધિ કરી આપવા કહેલું આપે ફરીવાર કરી આપીશ તેવું કહેલું મારી ભૂલને કારણે મેં માગણી ફરી મૂકેલ નથી તો દાદા આજ મારી માગણી સ્વીકારશો અમે મળી પછી મળજો અમને ખોરાક પણ વધુ લેવાય છે દાદા ફાઇલ નંબર બે પ્યોર છે મારામાં ખામી છે દૂર કરી આપશો કરી આપીશું જાઓ પછી મળજો હા એ પછી કરું આ પેલું આ થઈ જાય અક્ષય પટેલ શુભનાનો કયો ક્ષય પૂર્ણિમા અચ્છા જયેશ જયેશનો અક્ષય હા એટલે લીડર કઈ છે ઉભો થઈ જા લીડર તો હંમેશા ઉભો થાય તું કેટલા વર્ષ સંભાળવાનો છું સંઘને પચીસ કે પચાસ કે સાહીઠ દાદા છું ત્યાં સુધી સંભાળીશું છેલ્લા શ્વાસ સુધી છેલ્લા શ્વાસ સુધી હું કઈ હું સંભાળતો નથી સંભાળીશ નહીં સંઘ મને સંભાળે છે મને તો અનુભવ એવો થાય છે જય સચ્ચિદાનંદ દાદા ભગવાનના અસીમ જયજયકારો પૂજ્ય Dadaji kindly explain the science of karma ટીલ ડેટ એટલે આજ સુધી my understanding was that karma gets formed due to bhav and not due to action But it seemed to be contradictory while reading the following line through Akram Vignan. It says, you get fruit from bhav, but in truth, that is also not in your hand. Then how does karma get formed? Below is the whole paragraph taken from 1998 Akram Vignan, મનુષ્યપણાની સાર્થકતા પ્રશ્ન કરતા મનુષ્ય અવતાર એરે ના જાય એના માટે શું કરવું જોઈએ દાદાશ્રી આ મનુષ્ય અવતાર એરે ના જાય એનું આખો દાણો ચિંતવન કરે તો તે સફળ થાય આ મનુષ્ય અવતારની ચિંતા કરવાની ત્યારે લોકો લક્ષ્મીની ચિંતા કરે છે કોશિશ કરવાનું કામ તમારા હાથમાં છે કોશિશ કરવાનું બીજાની સત્તામાં છે ભાવનું ફળ આવે ખરી રીતે ભાવે પણ સત્તામાં છે પણ ભાવ કરો તો એનું ફળ આવે જ અહીં આગળ તે કર્મનું સાયન્સ પૂછ્યું છે તો કર્મના સાયન્સમાં એવું છે કે હકીકતમાં હું કરું છું એ કર્મ કહેવાય છે અને હું કરું છું એ કર્મ કહેવાય છે એને એ ભાવ કર્મ કહ્યું શું કહ્યું શું બોલ બોલ હા એટલે સમર્પણ નીતિમાં જ્યારે આપણે ભાવ કર્મ કહીએ છીએ ત્યારે આ ગભાવ કર્મ છે સમજાય છે હું કરું છું ત્યારે હોય કે મારા સાથેનું હું હોય તો જ હોય નહીં તો હોઈ શકે નહીં શું કહ્યું એ જ હું તમારું કે હું કરું છું કરે સમજાય છે હા એટલે એને કર્મ કહ્યું એટલે ભાવકર્મ એ રીતે કહ્યું છે હવે ભાવકર્મ બીજી રીતે પણ સમજાય છે કર્મ ફળ સ્વરૂપમાં પણ સમજાય છે પરંતુ એ દ્રવ્ય કર્મમાં જાય છે સમજ જાય છે એટલે કે ભાવા ભાવ ભાવને અભાવ દેવ સ્વરૂપે પરિણામ આપતું ફળ કર્મ ફળ સમજાયું ભાવ અભાવ બે સ્વરૂપે સમજાય છે કે નહીં આપણા શરીરમાં બધા રહેલા જ છીએ બધા એને ભાવકો કહેવાય છે ભાવક શું કહેવાય ભાવક ક એટલે ભાવ કરાવનારું બોલ ને ક એટલે કરાવનારું કરવાનું ના હોય એને સમજાય છે એટલે ભાવે કરાવે હા એ ભાવક એવા છે અંદર આ શરીરની રચનામાં જ છે સમજાય છે શરીરની રચનામાં ભાવક છે જે ભાવ કરાવડાવે હા એ અંતઃકરણમાં છે અને શરીરમાં છે બાહ્ય બધામાં છે આખું ભાવ તો દાદા ખાસ પ્રશ્ન કઈ થયો અહીંયા એક લાઈન છે ખરી રીતે તો ભાવે પર સત્તામાં છે આ એટલે કે ક્યારે કે આપણે મનુષ્ય અવતાર રેરના જે એનું આખો દાડો ચિંતન કરે તો સફળ થાય એટલે એવી રીતે ભાવકર્મ કરે તો સફળ થાય એમ કે છે પરંતુ એ આપણી સત્તામાં નથી એ આપણું પુણ્યનો યોગ હોય તો પુણ્યનો યોગ તમને એવું કરાવડાવશે તમે તમારી જાતે નહીં કરી શકો એટલા માટે કહ્યું કે કર્મ અને કર્મની સત્તા શું છે એ સમજી લેવાની જરૂર છે કોઈના હાથમાં કર્મ કરવાની સત્તા છે જ નહીં આ સિદ્ધાંત છે મૂળ વિતરાગોનો શું કહ્યું કોઈના હાથમાં કર્મ કરવાની સત્તા છે જ નહીં એટલે કરવા પણ કરવાની સત્તા નથી કોઈની કરવા પણ કરવાની ભાવ કરી શકે છે ભાવ કરી શકે હવે સમજો સાથી કે પોતે છે બોલે છે તેથી ભાવ કરી શકે છે હા છે ખરો ને ભગવાન નથી હું માનતો નથી તો પણ માનનારો તો છે જ નહીં બોલને માનનારો છે તેથી ભાવ કરી શકે છે એ શું સૂચવે છે કે અસ્થિપણું એટલે હાજરીપણું સૂચવે છે શું કહ્યું હાજરીપણું સૂચવે છે એ જાણતો નથી હાજરીપણાને છતાં આ કે છે હવે સમજાયું એટલે એને ભાવકર્મ કહ્યું આત્માની હાજરી વગર આ બની શકે નહીં એટલે એને ભાવકર્મ કહ્યું શરીરને આત્માના સંબંધમાં હવે સમજાયું હા સમજાઈ ગયું તને હા સમજાયું સારો પ્રશ્ન છે આ કોને આપી જગદીશ ચીસુડી શાહ તૃપ્તિ શાહ હણીરોડ વડોદરા વિજયનગર સ્નેહાના જન્મદિવસ નિમિત્તે જ્ઞાનદાનમાં રૂપિયા પાંચ હજારને એક સાહેબ સ્વીકારો બધા ફાળો એમને નીચે એડ્રેસ લખ્યું છે પાવતી મોકલવા માટે આપો સાહેબ મહાત્માઓ આપતપુત્રો વડીલો આજે આપણે આ જાહેરાત કરીએ છીએ કે પર્યુષણ દરમિયાન મહાત્માઓએ કરેલ નિશ્ચય નિશ્ચયોને પુષ્ટિ મળે તે માટે એક વિશેષ પુરુષાર્થ એક વિશેષ પુરુષાર્થ સ્વાધ્યાય સત્સંગ નક્કી કરવામાં આવ્યો છે આ સ્વાધ્યાય સત્સંગ મહાત્માઓને આજ્ઞાધર્મ ઝડપી પ્રગતિ કરવા માટે ખૂબ ઉપયોગી રહેશે એ માટે અઠવાડિયામાં ફક્ત એકવાર એક જ કલાક માટે ભેગા થવાનું છે સ્થળ બાબુભાઈ વકીલનો હોલ રાવપુરા સમય દર મંગળવારે રાત્રે નવથી દસ અમે પણ ત્યાં હાજર રહીશું તમને દેખાઈશું નહીં તો પણ અમે હાજર જ રહીશું તમને સર્વ મહાત્માઓને એનો લાભ લેવો બધાને એટલે આ પુલીનાનંદજી આ સંદેશો કે છે અને હરીશભાઈ આપણા સંપતિ વડોદરાના કે આવી ગોઠવણી કરી છે આ પર્યુષણમાં આઠે આઠ દિવસ પુલીનાનંદજીએ જે પ્રયોગ કરાવ્યા છે બહુ સુંદર એનું એટલું અદભુત પરિણામ આવ્યું છે પછી એમનાથી સૂચન થયું જે બધા હાજર હતા કે ભાઈ તમે તમારા અનુભવ લખી લાવજો આ પાંચમાં જેને જે પ્રમાણે જે પ્રમાણે નક્કી કર્યું સામાયિકો થયા આ થયા પ્રતિકોળ ઘણું બધું થયું અને એમાં શૈલેષ આનંદજી પણ હતા આમ થોડે થોડે પણ પુલીલાલજી આખરે દિવસ હાજર રહ્યા હતા તો એમાં બધાને એટલો બધો ફાયદો થયો લાભ થયો બધાએ પોતાના અનુભવ લખીને મોકલ્યા છે એકસો ને તેત્રીસ અનુભવ આવ્યા છે શાહ સાહેબ અને એ અનુભવોની ફાઇલ મને આપી કાલે રાત્રે અમે બે અઢી કલાક બેસીને જોઈ લીધી એ ફાઇલ એક એક પત્ર જોયો અને જેમાં એમને અમને મારો કોન્ટેક્ટ કરવો હોય તે મને કરી શકે પછી એમને કહેવાનું એટલે એ ફાઇલ મેં જયંતિભાઈને આપી છે લખું તમે સુધીરભાઈને આપજો એટલે સાહેબ તમે તો આવું હાઈ લેવલે જ કામ લઈજો બધું અને સુધી પછી તમારી જોડે યુદ્ધ બતાવશે હવે એ એકસો તેત્રીસના અનુભવો છે બધા તે બધા જ એને મઠારી વ્યવસ્થિત લખી અને એક પ્રભાવના સ્વરૂપે પુસ્તિકા બનાવી દઈશું કે જે પ્રભાવના ઓક્ટોબરના અક્રમ વિજ્ઞાનના અંકમાં પ્રભાવના સ્વરૂપે આપણા વડીલ મહાત્મા જયંતિભાઈ સાહેબ અને વડીલ એમના મહાત્મા નવનીતભાઈ સાહેબ તરફથી એ પ્રભાવના થશે એવું કે એમને કહ્યું ભાવના છે સાહેબ મંજૂર છે હા સાહેબ હમ ઓક્ટોબરના અંક પર ટાઈમ છે ને આપણી પાસે તો આપણે સુધીરબેન તરત આપી દીધું મેં કહ્યું છે એમને બરોબર બીજું શું આપ્યું હતું મેં દિનકરભાઈ નો દિનકરભાઈ અનુભવ અક્રમમાં લેવા માટે દૂર રાખજો જરા શું કહ્યું દિનકરભાઈ સાહેબનો અનુભવ છે તે લેવા માટે દિનકરભાઈ સાહેબનો નો શાહ સાહેબ એમને ઘરમાં કંઈક સગા નજીકના સેક્ટરમાં બીમારી છે એટલે એમનો ભાવ બધો તો ટિકિટ બધું કરાવ્યું છે પણ સંજોગો અનુસાર ના પણ આવી શકાય એટલે અમારી પાસે વિધિ કરાવી લીધી અને એમને આખું એમનું પોતાનું એ આપ્યું છે પેલી સંધ્યાબેન આવી છે મુંબઈથી સરયુબેન અને મોનાબેન અને મેઘા ત્રણ જણા છે હવે આપણા સંઘના વડીલ શ્રી એ અમને સૂચન કર્યું છે અને અમને પણ લાગે છે કે વ્યવહારથી બિલકુલ કરેક્ટ છે કે એનું દાદાજીથી હવે આ ઉંમરના ઉંમરની અવસ્થાઓને કારણે બહુ સત્સંગ માટે બહાર ન ફરી શકાય સત્સંગ માટે આપતો પુત્ર જ બધું કાર્ય કરશે પરંતુ એમનાથી બધાને જે સત્સંગની ઈચ્છા હોય એમના થકી તે આ કેલનપુર ક્ષેત્રે જ અહીંયા આગળ રાખીશું અને તે પણ દરેક દરેક મહિનાના ચાર રવિવાર છે દરેક રવિવારે આખો દિવસ રાખીશું અને એ જાહેર થશે હરીશભાઈ બધાને આગળથી જણાવી દેશે જેમને જેમના સંજોગોને અનુકૂળતા પ્રમાણેને આપવાની પરિસ્થિતિ હોય એ બધા આવી શકે છે દરેક જગ્યાએથી ચોક્કસ અને શનિવારનો દિવસ છે એટલે રવિવારનો છે એટલે રાત્રે મુંબઈથી આવવાનું તો રાતની ગાડીમાં આવી શકે દૂરથી અહીંથી બધા આવી શકે બધા બરોબર સાહેબ ચાલશે ને ચોક્કસ આવું રાખ્યું છે આપણે દાદાજી જરા થોડું વહેલું જણાવવામાં આવે તો ટિકિટ લેવાનું સહેલું પડે શું કહ્યું ટિકિટો લેવાનું સહેલું પડે જો વહેલો પ્રોગ્રામ જણાવે ના પણ દર રવિવાર છે જાઓ ના ચોક્કસ દાદાજી આ ફિક્સ થઈ ગયું ભલે તમે બધા જણાવી અમે બધા શનિવારની ટિકિટો બુક કરી નાખો જેની અનુકૂળતા પ્રમાણે જે કરી શકે બરોબર સંજ્ઞા અને પ્રેક્ટિકલ સંજોગના આધારે અત્યારે દર રવિવારે એટલે કે આપણો જે પ્રસંગ હોય ને પ્રસંગનો રવિવાર બાદ જશે એમાંથી જે પ્રસંગે રવિવાર આવતો હોય તે આપ સમજ્યા ને સમજો કે આ જન્મ મહોત્સવનું છે એ રવિવાર છે ને એ જસ્ટ આવતો રવિવાર એટલે શું કહ્યું બીજું કોણ કહેતું હતું બરોબર છે હે કાગળ રહી એ તો કશું નથી એ હતા બધા આપ્યા મેં તમને બધા આવી ગયા ચલાવો ચલાવો સરસ એક જ ઈચ્છા 차 know સહજે મળેલી પ્રાપ્ત પ્રાપ્ત પુરુષ દાદા ભગવાન મળ્યા આપણને અને છતાં પણ આપતાવાણીમાં આઠમી આપતાવાણીમાં આવી છે તેમ એમની એક ઈચ્છા અદભુત કે અક્રમ વિજ્ઞાન જગતને ખૂણે ખૂણે પહોંચવું જોઈએ અને પહોંચશે જ આવી ઈચ્છા વ્યક્ત કરી છે તો શાહ સાહેબ સકલ સંઘ દેશ વિદેશ બધી જ રીતે રિસર્ચ સેન્ટર દેશ વિદેશ એ કામ કરશે આપતપુત્ર એમનું સંગઠન એ રીતે કામ કરશે અને બાકીનું બધું યુવા યુવા સંઘ આખો તે એ પણ દેશ વિદેશમાં એ રીતે કામ કરશે શાહ સાહેબ આ બધા માળખા બધી રીતે જુદા જુદા કમિટીઓને એમાં વ્યવસ્થિત થાય તો ખોટું ખોટું છે કેમ ભૂલતા નથી હમ ખ્યાલ આવ્યો હમ એટલે રાત્રે અમારે સવા ત્રણ વાગે જરાક આ જપ્યું એટલે પછી કનુભાઈને નિંદ્રાતીનમાંથી મુક્ત થયા પણ જરાક નોંધ થઈ ગઈ એની કે માળખું કેમનું ગોઠવાય આપણાથી તો સાહેબ મળજો અમે જમ્યા પછી પેલી રૂમમાં જઈશું તારે પેલું બેન આવજો શાહ સાહેબ જયંતિભાઈ હં બધા આવજો અને તું અક્ષય આવજે ને બધા થોડા આપશે પુત્રો રક્ષાબેને આપી છે રક્ષાબેન ક્યાં છે તમે વોલન્ટરી રિટાયરમેન્ટ લઈ લો જાઓ બરોબર છે લો લઈ લો લઈ લો આશીર્વાદ છે આપણે સુરેશભાઈ અમેરિકાથી આવ્યા છે છે કોઈનું પછી બંધ થઈ જાય છે બસ તો ગાંધીનગરની અલ્પા છે આવી છે હું ભલું થાય જબરી છે જે બુરું નથી કહ્યું કહ્યું ભલું કહ્યું જ પાછું મને વળીશ નહીં દાદા ભગવાન નથી જે ચાલો અલ્પાના લઘુત્તમભાઈ જય શ્રી પૂજ્ય દાદાજી અલ્પાને જ્યારે પણ કન્ફ્યુઝન ઉભા થાય છે સાહેબ આ તમે <laughs> ત્યારે તો જાણે તમને એક મોટો ચોપડો ભરીને ક્વેશ્ચન કરી લઉં એમ થયા કરે અને તમારી સાથે તમારા સમક્ષ જ ઉભી રહીને વાત કરું છું ત્યારે તે કન્ફ્યુઝનનો ફર્સ્ટ લેટર જ ઘૂસાઈ જાય છે આપણે જો લખવા બેસું ને તો થેસીસ પણ ઓછી પડે પરંતુ તે બધાનો ઉકેલ આપ આપી દો છો પહેલા ચાર પાંચ દિવસ મૂંઝવણ ચાલ્યા કરતી અને હવે within two two three hours I get my solution પણ એક અફસોસ વસવસો રહ્યા કરે કે જો આપનો સત્સંગ મને રેગ્યુલર મળે ને તો કોઈ પ્રશ્ન જુઓ ના થાય બસ પૂછે દાદાજી જેમ આજ સુધી આપ મને બધા જ આન્સર આપતા રહ્યા છો તે જ રીતે નિરંતર અને એવરી મોમેન્ટ મારી સામે રહો તેવી હૃદયથી આપને પ્રાર્થના અમે તમને ખાતરી આપીએ છીએ જ ચોક્કસ લાસ્ટલી દાદાજી મારા પૂરા ફેમિલીને આપના આશીર્વાદ આપશો એની ખૂબ વરસાવજો એ તો માગવું જ જોઈએ ને આપણે બધા મારી બધી જ ભૂલ ચૂકો માફ કરજો અભિપ્રાય રહિત થઈ જાઉં તેવા આશીર્વાદ આપજો જે ખૂબ આશીર્વાદ છે જા અને તારે બહુ કામ કરવાનું છે બહેનોમાં સમજીને હા ચાલો જય સચિદાનંદ આપણા સુરેશભાઈ અમેરિકાથી આવ્યા છે તે એમનો અનુભવ કે છે સપ્ટેમ્બર છવ્વીસ દર જે સચ્ચિદાન આપની કૃપાનો નિરંતર અનુભવ પામતો સુરેશ અને ઈલા તરફથી કોટી નમન ઈલાને સારું છે એમને થોડુંક નાનું સર્જરી થઈ હતી પરંતુ બે પાંચ થોડા દિવસોનો આરામ મળી ગયો અને એમને નક્કી કર્યા પ્રમાણે ફ્લાઇટ લઈને આવી ગયા પરંતુ ફ્લાઇટ લઈને આવી ગયા નહીં આવ્યા દરમિયાન એમને અનુભવ થયા તે બે અનુભવ લખ્યા છે ઈલાને સારું છે આપના સૂચન પ્રમાણે અમે વ્હીલચેર ઓર્ડર કરી હતી આપના દર્શનમાં બધું જ હોય એનો અનુભવ છે અમારો એ કેવી રીતે લખે છે પહેલું વોશિંગ્ટન એરપોર્ટ પર એક કલાક ચાલવું પડ્યું ગેટ ચેન્જ થઈ ગયો એટલા માટે પણ ઇલા ચેર પર જ હતી ચેર ચલાવતું હતું કોણ તમે નહીં લખવાનું લખવાનું હોય તે તો બરોબર એટલે વોશિંગ્ટન એરપોર્ટનો કલાક ચાલવું પડ્યું એમને ત્યાં તો બધા એરપોર્ટો એવા છે ને ગેટ બદલાય એટલે અને એક ગેટ અહીંયા પીરો ત્યાં હોય એટલા ઉચાલ્યા કરો બીજું ફ્રેન્કફર્ટ બાય ફ્રેન્કફર્ટ આવ્યા એટલે ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર બીજો કલાક ચાલવાનું થયું ઈલા વ્હીલચેર પર જ હતી સાથે સાથે એટલે ફ્રેન્કોટ એરપોર્ટે જવું છે બહુ મોટું એવું છે કે મને ચાલ ચાલ જ કરવું પડે એવું ટાઈપનું ઓક્ટોબર બે સુધી અમદાવાદ જીતુભાઈને ત્યાંથી કોન્ફરન્સ મટીરિયલ વગેરે કામ થશે બહુ સરસ જાઓ આશીર્વાદ છે ખૂબ આશીર્વાદ છે તો મહાત્માઓ આપણે આહારીને ભોજનનો પ્રસાદ મળે એના માટે જગદીશભાઈએ બધી વ્યવસ્થા કરી છે હરીશભાઈએ તો એના પહેલાં આપણે બધા મનોમનથી એ હારને આપણે બધા દેવ દેવીઓને બધાને ધરાવી દઈએ અંતરથી એટલે આપણી કીર્તન ભક્તિમાં જ આવી જશે કરવું કરવું કરશે આ કરશે કોઈ તો તમે બોલાવો તો આપણે આ સૂચના કરે છે હરીશભાઈ સાંભળી લો અને પછી કીર્તન બધી થાય પછી આપણે બધા હમણાં જે સંગવતી નક્કી કરવામાં આવ્યું અને દાદાજીએ જેને મંજૂરી રાખી છે એ પ્રમાણે આપણે ઓલમોસ્ટ પ્રેક્ટિકલ સંયોગો જોઈને દર રવિવારે સવારના દસથી સાડા બાર દસથી સાડા બાર દાદાજીનો કાર્યક્રમ રહેશે જેવું નક્કી થશે તો દરેક સેન્ટરના સંઘપતિઓને ઇમિજિએટલી જણાવવા દેવામાં આવશે અને સંઘપતિઓને વિનંતી કે પોતાના સેન્ટરમાં રેગ્યુલર મહાત્માઓને જણાવી દે અને દરેક રવિવારે જ્યારે પણ સત્સંગ હશે તો સત્સંગ બાદ પ્રસાદીની જે રેગ્યુલર છે એ પણ વ્યવસ્થા રહેશે અને દાદાનો જન્મોત્સવ પત્યા પછીથી આ પ્રોગ્રામ શરૂ થશે એટલે આવતા રવિવારે કશું નથી એની નોંધ લેશો સીધું કદાચ દસ તારીખે જ હશે કારણ કે દાદાજી બે ત્રણ દિવસ અમદાવાદ જવાના છે શનિવાર સાંજના આવે તો એ રેસ્ટ લેશે તો દસ તારીખથી આપણે કાર્યક્રમ શરૂ કરશું એની સિવાય દાદાજીનું બીજું પણ એક સૂચન છે કે સુધન એપાર્ટમેન્ટમાં પણ આપણે એક કે બે દિવસ દાદાના જન્મોત્સવ પત્યા પછી સવારના નવથી દસ ત્યાં પણ સત્સંગની શરૂઆત રાખીશું તો દરેક મહાત્માઓ લાભ લે અને આમ તો મહાત્માઓને કેવું ન પડે બધા સુંદર રીતે જે કહે છે દાદાજીએ ખાસ પાછું વધાર્યું આપણે મહાત્માઓને કે દર રવિવાર દાદાજી આવશે પ્રસાદી લીધા પછી પણ દાદાજી સાડા ત્રણ ચાર વાગ્યા સુધી રોકાશે એટલે કોઈને સંઘનું પર્સનલ કંઈ પણ ધર્મ રિલેટેડ કે કંઈ પણ હોય તો દાદાજીને મળી શકે છે અને ખાસ જ્યારે જાહેરાત કરવામાં આવે છે કે ક્યાં દાદાજીને કયા સ્થળે કેવી રીતના મળવું તો દરેક મહાત્માઓને ખાસ વિનંતી એ પ્રમાણે જ આગળ ચાલે વડોદરા કાંઈને પણ કોઈને મળવું હોય તો મને કે દીપક આનંદજીને ફોન કરી લેશો તો અમે પણ અમારી રીતે બધી વ્યવસ્થા દાદાજીને મળવાની કાં તમારે મેસેજ વ્યવસ્થિત દાદાજી સુધી પહોંચે એ પ્રમાણે અમે જરૂર ટ્રાય કરીશું જય સચ્ચિદાનંદ કીર્તન ભક્તિ દાદા ભગવાન ના જય જયકાર હો દા جے جے جے جے کار کار ہو ہو بھگوان بھگوان دادا جے جے کار ہو بگوان بھگوان جگوان Shana જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ભીમ જય જયકાર દાદા હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના આસિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના આસીમ જય જયકાર હો દાદા ભગવાનના આસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર સચ્ચિદાનંદ જય દાદા ભગવાન દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો